આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું ચાલીસમું વચનામૃતમ પઠન કર્યું મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે હે મહારાજ સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિ કોને કહીએ પ્રશ્ન જ એવો છે કે સાંભળીને સમાધિ થઈ જાય તમને એમ થાય કે ભાઈ આ સમાધિની ચર્ચા અમારા કામની શું વાત એ સાચી જ્યાં સવારે પ્રાતકાળે પૂજામાં પણ લોચા પડતા હોય એમાં સમાધિની વાત જ ક્યાં કામની છે પાંચ મિનિટ પૂજામાં બેઠા હોઈએ હાથમાં માળા હોય પણ મન તો વેપારમાં હોય કોઈની યારે દલીલ કરતું હોય કોઈની આરે ઝઘડા કરતું હોય કોઈની આરે લેતી દેતી વ્યવહાર કરતું હોય સાસુ હોય તો વહુ સાથે મનમાં મનમાં ખીજાતી હોય એક જણો પૂજા કરતો હતો એનું ઘરવાળું ક્યાંક બહાર પાણી ભરવા ગયું છે જૂના જમાનાની વાત છે એમાં કૂતરું ઘરમાં ઘૂસ્યું અને રસોડા તરફ જવા માંડ્યું હવે રસોડામાં તો સવારનું જમવાનું કંઈ બનાવ્યું હોય અને થયું કે આ કૂતરું રોટલા ઉપાડી જશે શાલીગ્રામની પૂજા કરતો હતો હવે એમાં વાર લગાડે તો તો કૂતરું તો સ્પીડી હોય એવરી ડોગ ઇઝ ના હરી દરેક કૂતરો ઉતાવળમાં જ હોય છે જે ઉતાવળમાં હોય એને જ કૂતરો કહેવાય જોજો ક્યારેક કૂતરો ધીમે નહીં ચાલે આપણને એમ લાગે અને ક્યાં ઠેઠ રશિયા જવું હોય છે એટલે વિચાર કર્યો કાંઈથી ઉઠું તો કાંઈ મેળ નહીં પડે શાલિગ્રામ લઈને કૂતરાને વળગાડ્યા આંટી ગયો કૂતરો બાવ કરો કરીને ભાગ્યો પાછો વળી ગયો ઉભો થઈને ને લઈ આવ્યો ધૂળ ખંખેરતા બોલ્યો બાર વર્ષ સેવા કરી પણ કામમાં આજ આવ્યા આને પૂજા ન કહેવાય આપણને આમ લાગે હસવા જેવું પણ ખરેખર બહુ વિચાર કરો પૂજામાં શું હોય છે જો પૂજામાં ભગવાનની મર્યાદા ન હોય સાક્ષાત મારો ઠાકોરજી બેઠો છે એવી ભાવ ન હોય જેમ વડીલ ઘરમાં બેઠા હોય અને છોકરાઓ મર્યાદા રાખે એમ પૂજામાં ભગવાનને પધરાવ્યા પછી જો મર્યાદા રહેતી હોય તો પૂજા છે પરંતુ ચારે બાજુ આમ આમ જોયા કરીએ વહુઓને ધમકાવતા જઈએ નાસ્તો જલ્દી તૈયાર કરજો મારી સુટકેસ તૈયાર જલ્દી કરજો ક્યારેક તો ઓસ્ટ્રેલિયા ભારત સામે રમતું હોય તો ક્રિકેટ જોતા જોતા પૂજા કરે ઘણા વાલીડા બાજુમાં કપરકાબીમાં ચાય રાખ્યો હોય શિક્ષાપત્રીથી ઠારતો જતો હોય તો એ પૂજા નથી પૂજા એટલે ભગવાનની સાક્ષાત હોવાની પ્રતિતિ સાથેની મર્યાદાનું પાલન મન આવે જાય એવું બને કારણ કે બધા કઈ જન્મજાત સિદ્ધયોગી નથી મન આવે જાય સંસારમાં સ્મૃતિમાં ક્યાંક ચાલ્યું જાય એને પાછું ખેંચીને વળી ભગવાનમાં લાવે આને સવિકલ્પ પૂજા કહેવાય મર્યાદા પૂરી મન ભાગે લાવે એને શું કહેવાય સવિકલ્પ પૂજા મન નથી રહેતું પૂજામાં એ ઓલ ઓવર બધાની ફરિયાદ છે પણ શું કરે એકાદ બે સૂચન છે જે તમને હું કહું એ ઉપયોગી થાય સમાધિ નિર્વિકલ્પન સવિકલ્પ કરતા કે ઉપાંશુ જપ કરો ત્રણ પ્રકારના જપ છે વાચિક એટલે બીજા બધા સાંભળે એ રીતે જોરથી જપ કરવો ધૂન બેસાડીએ છીએ એ વાચિક જપ છે જે બધાને સંભળાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ વાચિક જપ છે ઉપાંશુ જપ એ છે ખાલી હોઠ હલે ને તમે સાંભળો મંદ મંદ નારાયણ આ ઉપાંશુ જપ છે માનસ જપ એ છે મનમાં જપ થાય માનસ જપ છે લગભગ બધા શું કરે છે આ ફરિયાદ કરનારા લગભગ બસ માનસ જપમાં બેઠા હોય આંખો બંધ કરે ને કાયમ હવે એ મન ક્યાંથી રે માનસ તો ઊંચો જપ છે ઉત્તમ માનસ જપ છે તો સીધા ગૌમુખી માળા લઈને બેસી જવાનું મન રી એટલે ઉપાંશુ જપ કરો હોઠ હલે તમે મૃદુ સાંભળો એવો જપ કરો સ્વાભાવિકપણે મન જપમાં અને ભગવાનમાં રહેશે પણ ઉપાંશુ એટલે ઉપાશુ ઉપાંશુ જો વાચિક નહીં સવારના પોરમાં વહેલી વહેલા ઉઠી જાઓ અને તમે કાળો કકળાટ કરી મૂકો હમણાં અમે માથેરાન શિબિરમાં હતા મારે જે ઉતારો હતો એની લોબીમાં પાંચ સાડા પાંચ એક બાપ આવી જાય લોબી તો ખુલ્લી પડી હોય આપણે તંદર હોય પણ જ્યારથી આવે ત્યારથી કકળાટ કાળો કકળાટ उदिशोदिश गोविन्द उदैश गरुडाधजा उदैश कमलाकान्त हरे लोके मङ्गलम् कुरु आगज भगवन्दे वसनात् परमेश्वर अहम् भुजाम् करिष्यामि तदा त्वम् सन्मुखो भव सर्वदेवेभ्यो नमः देवेभ्यो नमः इष्टभे देवेभ्यो नमः ॐ स्वधर्म अर्थ काम मोक्षार्थ फलप्राप्त्यर्थम् सर्वशात्रुविनाशार्थाय जपम् अहम् करिष्ये ॐ रामङ्कुशाभ्याम् नमः ॐ ह्रीं तर्जनीभ्याम् नमः ॐ ह्रूं मदिमाभ्याम् नमः ॐ ह्रे मनामिकाभ्याम् नमः ॐ रमनिशिकाभ्याम् नमः ॐ रः करतलकरभृष्टाभ्याम् રામ નમઃ કાળો કકળાટ આવું દોઢ કલાક હાલે એટલે ઘરમાં તમે આવું કરો તો પછી બધાને એલર્જી થઈ જાય કે આના કરતા ભગત થવું જ નહીં ભગત બધા આવા જ હોય નડે એને ભગત કહેવાય એમ એટલે ઉપાંશુ જપ કરવો અને ભગવાનની મૂર્તિ જે સામે છે એના એક એક અંગને નિરખતા જવાને એક જપ કરવો નેત્ર નાસિકા કર્ણ કંઠ ભુજા ચરણ અંગુલીઓ એક એક અંગને જોવું એક એક ઉપાંશુ જપ કરવો એટલે મન રહે અને મન સંસારમાં જાય તોય મનને પાછું સમજાવવું મોટા મોટા ભક્તોના ચરિત્રો મનમાં યાદ કરવા ઈ બોટાલના શિવલાલભાઈ એ લોધિકા દરબાર અભયસિંહજી કેમ પૂજા કરતા એ નરસિંહ મહેતો બધું ખોટું કરીને બેસતા કાંઈ દસ પંદર વીસ પચીસ મિનિટમાં સંસાર આગાવળો નહીં થઈ જાય એમ મનને ઉપદેશ આપો એટલે મન આપોઆપ પૂજામાં રહે થોડું ઘણું ભાગે પણ વિશેષ રહેવા માંડે એને શું કહેવાય સવિકલ્પ પૂજા અને બધું જ ભાન ભૂલાઈ જાય આજુબાજુ શું ચાલે છે એક ભગવાનની પૂજામાં નિમગ્ન થઈ જાય એને શું કહેવાય નિર્વિકલ્પ પૂજા એક ગીર બાજુના હરિભક્ત હતા તે એક ગામથી બીજે ગામ જતા વચ્ચે ગીરનો કાંઠો નદીનો પ્રદેશ વેલા નીકળેલા સવારનો પહોર સૂરજ ઉગ્યો નદી આવી થયું સ્નાન કરીને પૂજા કરેલો પછી જઈએ સંબંધીને ત્યાં એટલે નદીમાં સ્નાન કરીને પૂજા પાથરીને બેઠા પૂજામાં લીન થઈ ગયા બસ બેઠા બેઠા ખૂબ માળા કરી તપની માળા ઉભા ઉભા કરી પ્રદક્ષિણા કરવા ગયા તઈ ખબર પડી આટલે જ હાવ જ બેઠો હતો અને આની સામે ભગતનું દર્શન કરતો લ્યો એને ખબર નથી સાવજ આવ્યો પાણી પીવા આવ્યો તો પાણી પીધું એને ખબર નથી એ તો જયારે આમ પ્રદક્ષિણા કરવા ગયા ત્યારે જોયો તા તો ભાઈ અહીં બેઠા છે પણ જેની આટલી સ્થિતિ હોય આવી દ્રઢતા એ કઈ બીએ નહી એને પ્રદક્ષિણા ચાલુ રાખી હાવ જ પગે લાગીને વયો ગયો આ નિર્વિકલ્પ પૂજા છે તો જેમ પૂજામાં જાણવા જેવું છે એમ સમાધિ જે સવિકલ્પ નિર્વિકલ્પ છે એમાં પણ જાણવા જેવું છે પણ થોડું સાથે સાથે શ્રવણ કરવું ચૂકી ન જવું શ્રવણમાં એટલે ઉપયોગી વસ્તુ હાથમાં આવે તો સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિમાં સમજવા જેવું શ્રીજી મહારાજે બહુ સરસ કહ્યું છે બહુ સરસ કહ્યું છે કોઈ શાસ્ત્રો ડખોળતા મળે નહીં એવું કહ્યું છે પણ એ આપણે જોઈએ એ પહેલા સવિકલ્પ નિર્વિકલ્પ સમાધિમાં સર્વત્ર સર્વસામાન્ય જે અર્થ પ્રચલિત છે એ પહેલા જાણી લેવો જરૂરી છે તો સૌ પહેલા સમાધિ એટલે શું ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિ સંકેલાઈને આત્મ સ્વરૂપમાં લીન થઈ જાય એને સમાધિ કહેવાય અને જ્યારે આવી રીતે ઇન્દ્રિય અંતઃકરણની વૃત્તિ આત્મસ્વરૂપમાં લીન થાય પછી દેહનું ભાન ન રહે જગતનું ભાન ન રહે શરીર શબવત થઈ જાય એને શું કહેવાય સમાધિ તમને આવો અનુભવ છે સમાધિનો હે આમાં બેઠેલા એકે એકને સમાધિનો અનુભવ છે બધા સમાધિનિષ્ઠ છીએ આવી જ રીતે ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિ સંકેલાઈને આત્મ સ્વરૂપમાં લીન થઈ જાય દેહનું ભાન ન રહે જગતનું ભાન ન રહે એવો એકે એકને અનુભવ છે ઊંઘમાં શું કરો છો ઊંઘમાં શું છે ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિ આત્મ સ્વરૂપમાં લીન થઈ જાય છે પછી દેહનું ભાન નથી રહેતું જગતનું ભાન નથી રહેતું હું કોણ છું સુખી છું દુઃખી છું સ્ત્રી છું પુરુષ છું સાધુ છું ગ્રહસ્થ છું માંદો છું સાજો છું રાજા છું ભિખારી છું તવંગર છું કઈ ભાન નથી રહેતું ક્યાં સૂતો છું ક્યાં છું જીવું છું મરી ગયો છું પશુ છું મનુષ્ય છું અરે માથેથી સાપ આંટા મારીને જતા રહીએ તોય ખબર પડતી નથી ઘણાની કાંડેથી ઘડિયાળ છોડી જાય તોય ખબર પડતી નથી ઓઢેલા ગોદડા કોઈ લઈ જાય તોય ખબર પડતી નથી સમાધિ નથી સમાધિ છે દિવાળીના આપણે સુવાનું ટાણું થાય અને લોકોને ફટાકડા ફોડવાનું ટાણું થાય આ દર વર્ષનો મારો અનુભવ અને આ બધા મેટ્રો સિટીના ફટાકડા ફૂટે એટલે કાન પડ્યું સંભળાય નહીં છતાં આપણને જ્યારે ઊંઘનો સમય છે ત્યારે સૂઈ જઈએ એ લોકો તો ફળે જ રાખે છે જ્યારે જાગતા હોઈએ છે ત્યારે તમર ચડી જાય છે ઊંઘી ગયા પછી ખબર જ નથી કે એક ફટાકડો ફૂટ્યો વિચાર કરો કાન ખુલ્લા છે ઇન્દ્રિયો ત્યાં કામ કરતી નથી આ સમાધિ છે કારણ કે ત્યાંથી વૃત્તિ તૂટી ગઈ છે કેટલી જબરદસ્ત પ્રક્રિયા થાય છે આપણે જયારે સુઈએ છીએ ત્યારે તો કોઈ દિવસ જોતા નથી આ કઈ નાની સુની વાત છે ગમે તેવું સંગીતની મહેફિલ હાલતી હોય ગમે તેવું સરસ પિક્ચર તમે થિયેટરમાં જોતા હો પણ ઊંઘી ગયા ખલાસ ગમે તેવું સંગીત ચાલતું કાન ખુલ્લા છે એક શબ્દ સંભળાતો નથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બધા શબ્દો કાન સાથે અથડાય છે એરણ અને હથોડી કામ જે કરે છે કરે જ છે પણ કોઈ સાંભળતું નથી વૃત્તિઓ લીન થઈ ગઈ છે આ સમાધિ છે પરંતુ વાત સાચી હોય એકદમ સુષુપ્તિ ને સમાધિ પડખે પડખે જ છે બિલકુલ પડખે પડખે બંને વચ્ચે બિલકુલ પાતળો જ ફરક છે બિલકુલ શાસ્ત્રીય વાત છે આ પણ એ પાતળો ફરક પણ એટલો પાતળો કે જમીન આસમાન જેટલો પાતળો ખરો પણ જમીન આસમાનને જુદા પાડે એટલો વાત તો સાવચાતી ને કોઈ પણ જગ્યાએ થોડો ગેપ પડ્યો એટલે બે તો જમીન આસમાન જુદા જ પડી ગયા ને આને આપણે સુષુપ્તિ કહીએ છીએ પેલાને સમાધિ કહીએ છીએ શું ભેદ છે પહેલો ભેદ કે સુષુપ્તિમાં ઘોર ઊંઘમાં ગાઢ અંધકાર છવાયેલો હોય છે સુષુપ્તિમાં ગાઢ અંધકાર છવાયેલો હોય છે ગાઢ અને સમાધિમાં અત્યંત પ્રકાશ છવાયેલો હોય છે અત્યંત પ્રકાશ ઉજ્જવલ પ્રકાશ કોટી સૂર્ય સમો પ્રકાશ જલતો હોય છે અને સુષુપ્તિમાં ઘોર અંધકાર છવાયેલો હોય સુષુપ્તિમાં ઘોર અજ્ઞાન પ્રવર્તતું હોય છે ઘોર અજ્ઞાન સમાધિમાં ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રવર્તતું હોય છે શ્રેષ્ઠ જ્ઞાન જ્ઞાન જ્ઞાન જ્ઞાન બસ સુષુપ્તિમાં હું કોણ છું એનું ભાન નથી હોતું સમાધિમાં અસ્મિવૃત્તિ છે દ્રષ્ટા મોજૂદ છે દ્રષ્ટા દ્રશ્યને નિહાળે છે હું આત્મા છું સચ્ચિદાનંદ બ્રહ્મ રૂપ છું બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી આ ભાવથી દ્રષ્ટા બિલકુલ સભાન છે ચોથી વાત સુષુપ્તિમાં આત્મા પરમાત્માને મળે છે શ્રીજી મહારાજ કે અજ્ઞાન દશામાં સુષુપ્તિમાં દરેક જીવ ભગવાનને પામે છે એકવીસમું વચનામૃત દરેક પામે છે પરંતુ અજ્ઞાન દશા હોવાથી ભગવાનના સ્વરૂપનો કોઈ રસાનુભૂતિ કરી શકતો નથી જેમ આપણે સૂઈ જઈએ અને બાજુમાં જ સુવર્ણ પડ્યું હોય બાજુમાં જ કોઈ સરસ મજાની ખાવાની વાનગીઓ પડી હોય અરે બાજુમાં જ દીકરો તમારો નાનકડો પોઢ્યો હોય સુખ નથી અજ્ઞાન દશા છે જાગો તો એમ થાય કે ઓહો આ તો બિચારો મારો દીકરો મારો દીકરો બહાર ગયો તો ક્યારે આવી ગયો જાગ્યા પછી આનંદ છે પાસે જ છે એમ આપણે સુસુપ્તિમાં ભગવાનને મળીએ છીએ એના ખોળામાં જઈને પોઢીએ છીએ એટલે સમાધિ કહી છે ખોળામાં મહારાજ કે અજ્ઞાન દશામાં દરેક જીવ ભગવાનને પામે છે પણ પોતાને જાણે પ્રયાસ કરીને ક્યારે જતો નથી શાયદ વિચમું વિસ્મું વચનામૃત પ્રથમ પોતાને જાણે જતો નથી તો ભગવાનની રસાનુભૂતિ થતી નથી અજ્ઞાન દશા હોવાથી સમાધિમાં ભગવાનના સ્વરૂપની ચહચહાટી બોલે છે રસાનુભૂતિ અદભુત છે કારણ કે જ્ઞાન દશા છે સુષુપ્તિમાં એક દિવસનો થાક ઉતરી જાય છે બે દિવસનો થાક ઉતરી જાય છે ત્રણ દિવસ ને ત્રણ રાત જાગ્યા હો શરીરના અંગ અંગ તૂટતા હોય માથું ફાટ ફાટ થતું હોય પાણી મૂકો તો વરાળ થઈ જાય એવું માથું ચડ્યું હોય પણ એ તમે એક રાત સુઈ જાઓ સવારે ઉઠો તો ગુલાબના ફૂલ જેવા ખીલી જાઓ થાક ક્યાં ગયો શું બન્યું ભગવાનને મળ્યા નહીતર કોઈ સંજોગોમાં થાક ઉતરેવો જ નહોતો ત્રણ દિવસના થાક માટે ત્રણ રાત સુવું નથી પડતું મિરેકલ જુઓ ફક્ત પાંચ છ આઠ કલાક સુઈ લ્યો ભલે ને આઠ દિવસ નો થાક હોય આઠ દિવસ કોન્સ્ટન્ટ તમે જાગ્યા હો પણ સુસુપ્તિમાં એક દિવસનો થાક ઉતરી જાય છે પરંતુ સમાધિમાં જન્મ જન્મ જન્મ જન્મનો થાક ઉતરી જાય છે જન્મ જન્મનો થાક ઉતરી જાય છે ભાઈ એક વાત એટલે કે આ થાક ક્યાં ગાયબ થઈ જાય છે આટલો જાગ્યા પછી આમ ખીલતો કેમ થઈ જાય છે એ વિચારની સંશોધનાત્મક વૃત્તિમાંથી સમાધિનું સંશોધન થયું કે એવું તે શું છે કે જે માણસ આટલો પ્રફુલ્લિત થઈ જાય છે અને આટલો આનંદ આટલો આનંદ એમાંથી સમાધિનું રિસર્ચ થયું કે આ કંઈક છે આની અંદર કંઈક ડીપ છે બાકી આ બિલકુલ મૂળભૂત બાબત છે ને કે ભાઈ ઊંઘમાં આમ થાય છે તો આ એવું શું છે એટલે પ્રજ્ઞા થકી જાગતા જાગતા જાગતા જાગતા ત્યાં પહોંચ્યા અને સમાધિની ઉપલબ્ધિ લઈ આવ્યા ઋષિઓ આવી રીતે સમાધિનું સંશોધન થયું છે રિસર્ચ થયું છે પરંતુ એક દુઃખદ એવી વાત છે કે આચાર્ય રજનીશજી એમ કહે છે પોતાના મતને પ્રસ્થાપિત કરવા માટે કે આ સમાધિનું સર્જન એ સ્ત્રી પુરુષના મિલનથી ઉપજતા વિષય સુખની અનુભૂતિમાંથી સમાધિનું સર્જન થયું છે રિસર્ચ થયું છે કે ત્યાં માણસ ટાઈમલેસ ઇગોલેસનેસ આવી જાય છે એટલા માટે એ ક્ષણેથી માણસને વિચાર સ્ફૂર્યો છે કે અહીંયા ક્યાંક સમાધિ લાગે છે માટે સમાધિની શોધ થઈ આ કેટલું સરાસર જૂઠ છે માણસ વિષય ભોગ પછી ઉલટાનો શિથિલ થાય છે વિષાદગ્રસ્ત થાય છે થાકે છે નબળો થાય છે સંતપ્ત થાય છે શોક તપ્ત થાય છે શક્તિ ગુમાવે છે એને કેમ સમાધિ કહી શકાય જ્યારે ઊંઘમાં જુઓ ઉલટાનો આનંદિત થાય છે કંઈક પામે છે ઉર્જા મેળવે છે ઉર્જા ખોતો નથી ખોવાયેલી ઉર્જા રિસાર્ચ રિસાર્ચ કરે છે એટલે રિચાર્જ થઈ જાય છે એ સમાધિની દિશા બતાવે છે આમાં હું બિલકુલ જૂઠ બોલતો નથી શાસ્ત્રીય વાત છે પરંતુ હવે પંકાઈ ગયેલા વિદ્વાનોને લોકો વધુ સ્વીકૃત કરે છે અને આપણી જેવાને મૂર્ખ માને છે પણ ઘણીવાર મોટા જેટલો લોચો મારે છે એટલો નાના લોચો નથી મારતા કે નાનાને પોતાનું ડાપણ હોતું નથી એટલે ઉપનિષદ કહે છે કે જ્ઞાનીઓ તો અંધકારમાં છે પણ મહાજ્ઞાનીઓ જે કહેવાય છે એ મહાઅંધકારમાં આટા મારે છે ઉપનિષદનું વચન છે એ હું નથી કહેતો પણ મેં આટલી વાત કહી તોય તમને મનમાં થશે ને કે ના સમાધિ હોય તો એ ઊંઘની પ્રક્રિયાના રિસર્ચમાંથી સમાધિનું રિસર્ચ થયું હોય પેલું તો બિલકુલ વિપરીત છે એમાંથી ક્યાં સમાધિની ઉપલબ્ધિની કોઈ વાત આવે સમાધિમાં જન્મ જન્મનો થાક ઉતરી જાય છે ખરી બાબત કે સુસુપ્તિ અવસ્થામાં સુસુપ્તિની પ્રાપ્તિ થાય છે ઊંઘની પ્રાપ્તિ થાય છે વૃત્તિઓ સંકેલાઈ જાય છે સ્વસ્વરૂપને પામી જાય છે બસ એની એ જ ઘટના સભાન જાગ્રત અવસ્થામાં પ્રાપ્ત કરી લેવી એનું નામ સમાધિ જે દ્રષ્ટિએ સુસુપ્તિમાં વૃત્તિઓ અંતઃકરણ ઇન્દ્રિયોની વિલીન સ્વસ્વરૂપમાં થઈ જાય છે એ જ વિલીનતા જાગ્રત અવસ્થામાં બેઠા બેઠા મેળવી લેવી એનું નામ સમાધિ સેમ પ્રક્રિયા સ્થિતિ એક પેલી સુસુપ્તિમાં ઘટે આ જાગ્રત અવસ્થામાં ઘટે એને સમાધિ કહેવાય સુસુપ્તિમાં ગમે તેટલો માણસ ગયો હોય તમે એને થપાટ મારો લાકડી મારો ઠંડુ પાણી રેડો જાગી જાય હા સમાધિમાં ગયેલાના શરીર ઉપર તમે ઘા મારો કોલસા સળગતા મૂકો કાપી નાખો જાગે નહીં જાગી જાય તો એને ધ્યાન કહેવાય ઊંડું ધ્યાન કહેવાય ન જાગે એને સમાધિ કહેવાય કેમ ભુજના લાધીબાઈનો પેલા પ્રતિસ્પર્ધીઓ નિંદક લોકો જે આપણા હતા ભગવાન સ્વામિનારાયણના તે કે આ સમાધિ ખોટી છે તો લાધીબાઈને જયારે સમાધિ થતી ત્યારે બોલાવ્યા કે આવો સળગતા કોલસા શરીર ઉપર મૂક્યા હાથ ઉપર મૂક્યા ખદખદી ગયા હતી તો એના બ્રહ્મ સુખમાં લીલીન છે એ ભગવત મૂર્તિનો કેવો સ્વાદ હશે કે જે ત્યાંથી ઉઘડી શકતો નથી છતાં આમાં શંકારીએ કે એવું બની શકે ખરું ગમે તેવું હોય તો હા એ જો જાગી જાય તો ધ્યાન છે ન જાગે તો સમાધિ છે છતાં વિશ્વાસ નથી આવતો ને આવે વિશ્વાસ આવે ન આવે ન આવે ન આવે તો જ ભણેલા કહેવાઓ ડોક્ટર એને શેષ્ય આપે છે એને બેભાન કરે છે ટોપી સુંગાડે છે બેભાન કરે છે પછી ડોક્ટર શું કરે છે લાપસી ચોળે શરીર રૂપે ના ના બોલો ને અત્ર ચોપડે કાતા લઈને ઉભા હોય છે આખો કાપી નાખે છે આપણને હાય રે હાય હે એને ખબર પડે છે એમાં વિશ્વાસ આવે છે ડોક્ટરમાં વિશ્વાસ છે ભગવાનમાં સાધુમાં વિશ્વાસ નથી આ ઔષધથી થાય છે એટલે મંત્રથી થાય છે ધ્યાનથી થાય છે ભગવાનથી થાય છે એ સમાધિ છે તો આ સમાધિ કઈ રીતે ઘટે છે કે જ્યારે ઇન્દ્રિયોનો વિષયોનો સંબંધ તૂટી જાય <clears throat> હું તમને જોતો હોઉં પણ જોતો ન હોઉં તૂટી જાય વિષયોનો સંબંધ ઇન્દ્રિયોને તૂટી જાય ઇન્દ્રિયોની સાથે મનનો સંબંધ તૂટી જાય મન ત્યાંથી નોખું પડી જાય અને મન લીન થઈ જાય સ્વ સ્વરૂપ આત્મામાં લીન થઈ જાય સમાધિ થઈ જાય આવું થાય કઈ રીતે તો એના ઘણા માર્ગો છે પહેલો માર્ગ છે જ્ઞાન માર્ગ જ્ઞાન માર્ગમાં વિષયોથી ઇન્દ્રિયોથી નોખા પડવાની પ્રક્રિયામાં તત્વચિંતન અને બ્રહ્મ વિચાર તત્વચિંતન શું છે કે હું દેહ નથી હું પૃથ્વી નથી હું જળ નથી હું તેજ નથી હું આંખ નથી હું કાન નથી હું ઇન્દ્રિયો નથી હું અંતઃકરણ નથી હું બુદ્ધિ નથી હું મન નથી હું આ જગત નથી હું પદાર્થ નથી હું દ્રશ્ય નથી હું દ્રષ્ટા છું એમ ચિંતન કરે અને બ્રહ્મ કરે એટલે જગત વ્યવહાર તદ્દન પદાર્થો ઇન્દ્રિયો અંતઃકરણથી નોખો પડતો જાય ખોટું થઈ ગયું ને નોખો પડતો થયો બ્રહ્મચિંતન થયું વૃત્તિઓ તૂટી ગઈ વિષયો ઉડી ગયા સ્વસ્વરૂપમાં લીન થઈ ગયો અને સમાધિ થઈ ગઈ આ જ્ઞાન માર્ગ યોગ માર્ગે સમાધિ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આઠ પગથિયા છે યમથી નિયમથી શરૂ કરવાનું સત્ય અહિંસા બ્રહ્મચર્ય અસ્તે શોધ સ્વાધ્યાય બધા યમ નિયમ આસન લગાવે ત્રણ ત્રણ કલાક સિદ્ધ કરવું પડે પ્રાણાયામ કરે શ્વાસ લે ઊંડા લે રોકે કાઢે માત્રા ઘટાડે મંદ કરે ધીમે ધીમે કંટ્રોલ મેળવે પ્રાણાયામ ઉપર ઇન્દ્રિયોનો પ્રત્યાહાર કરે ધારણા કરે ધ્યાન કરે ડીપ મેડિટેશનમાં જતા રહે ધીમે ધીમે સમાધિમાં ડૂબી જાય વૃત્તિઓ લીન થઈ ગઈ આ થયો યોગ માર્ગ ત્રીજો છે ભક્તિ માર્ગ હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખે એ વૃત્તિ રાખતા રાખતા રાખતા રાખતા એવો લક્ષ્ય થઈ જાય સમાધિમાં ડૂબી જાય આ ભક્તિ માર્ગ એ ચૈતન્ય મહાપ્રભુ મૂર્તિમાં વૃત્તિ જોડે સમાધિસ્થ થઈ જાય જગન્નાથની ધજા દેખાય સમાધિસ્થ થઈ જાય એ સચ્ચિદાનંદ સ્વામી મહારાજનું સ્મરણ થાય મૂર્તિ દેખાય આમે દેવે સમાધિસ્થ થઈ વિરહ થાય ઢળી પડે મહારાજ કે તને વડતાલ નથી લઈ જવો ડૂબી જાય એ સચ્ચિદાનંદ સ્વામી એ સદાનંદ સ્વામી મહારાજની મૂર્તિમાં જોડે સમાધિસ્થ થાય ચોથો માર્ગ કૃપાથી સમાધિ કે લાડુદાનજી ભાવનગરથી મહારાજની કસોટી કરવા આવે કાં તો પાખંડ છે ઢોંગ છે ધતિંગ છે હું એના પાખંડને ચૂથી નાખું પણ જેવા મહારાજના એ તો મહાશીઘ્ર કવિ છે પણ હજી તો આમ આવી ચાર આંખ થાય વેળી કે મહારાજ આમ દ્રષ્ટિ કરી કૃપા સમાધિ અને એમાં જોયું કે ઓહો હો જેની સાથે વિવાદ કરવા આવ્યો હતો અનંત ગોત્રી બ્રહ્માંડનો ધણી છે સ્વયં રામકૃષ્ણ આદિક અવતારનો ધરતલ એહી કચ્છ એહી મચ્છ જાગ્યા પછી આ સ્તુતિ કરી એહી શુકર તનુ ધાર્યો એહી રામ એહી પરશુરામ એહી મહારાજ મારે અહીંયા રોકાઈ જવું છે લ્યો કસોટી કરવા આવ્યા હતા અને એ જ દીક્ષા આપીને કોણ થયા બ્રહ્માનંદ સ્વામી આખી દુનિયા જાણે છે સંતોના મંડળ બાંધી બાંધી મહારાજ કે જાઓ ગામડાઓમાં ફરો સત્સંગ કરાવો ભગવાન ઓળખાવો જાઓ એમાં બે ત્રણ સંતો હતા કે મહારાજ અમે સાવ અનપઢ છીએ અભણ છીએ અમે શું વાતો કરીએ પ્રતિપક્ષી પૂછે અમે વેદ વેદાંત ભણ્યા નથી સંસ્કૃત આવડતું નથી અમે શું સમજાવીએ કેમ તમારા સ્વરૂપની ઓળખાણ કરીએ મહારાજ એક લાકડી આપી જે લાકડીનો એક છેડો લાલ રેડ હતો બીજો છેડો ગ્રીન લીલો હતો લ્યો જે તમારી પાસે આવે ભાવથી બેસે એને આ લાલ છેડો અડાડજો તરત સમાધિ થઈ જશે સમાધિમાં એ બધું જ જોઈ લે છે તમે કોણ છો હું કોણ છું કરવાનું શું છે અને ભાવથી નમે સત્સંગી કરજો જાઓ અને લાકડી લઈને ફરતા સંતો લાલ છેડો અડાડે સમાધિ જાગીન કે મહારાજ શરણે લ્યો એવા સેંકડો ગુજરાત કાઠિયાવાડમાં સત્સંગી પરિવાર આજે પણ પરંપરામાં છે અને લીલો છેડો અડાડેલ ઉઠે બોલો રેડ ગ્રીનની પરંપરા ત્યારથી છે અને એ લાકડી આજે પણ જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં પ્રસાદીની વસ્તુઓ જ્યાં સંગ્રહ છે ત્યાં લાકડી છે ઢોંગ છે દતિંગ છે નથી છે લાકડી ક્યાં છે આને શું કહેવાય શું કહેવાય કૃપા સમાધિ આટલા માર્ગે સમાધિ થાય છે બીજા છે પણ એમાં આપણે પડવું નથી તો આ સમાધિ પરંતુ એ સમાધિના બે ભેદ છે સવિકલ્પ અને નિર્વિકલ્પ સવિકલ્પ અને નિર્વિકલ્પ તો સવિકલ્પ શું છે વિકલ્પ સવિકલ્પનો અર્થ સમજો વિકલ્પ સહિત એ સવિકલ્પ કહેવાય વિકલ્પ શું ઓપ્શન તમારે પરીક્ષામાં ઓપ્શન આપે ને બે પ્રશ્નો આપ્યા હોય એમાંથી એક લખવાનું લખવાનો એક છે પણ સામે બે છે એમ વૃત્તિમાં જે દ્વૈત ભાવ રહે એ સવિકલ્પ સમાજ દ્રષ્ટા ને દ્રશ્ય ધ્યાતા ને ધ્યાન ધ્યાતા ને ધ્યેય જ્ઞાતા ને જ્ઞેય એ દ્રષ્ટા ભાવ જ્યાં સુધી મોજૂદ રહે છે જ્ઞાતા ભાવ મોજૂદ રહે છે હું જ્ઞાન સ્વરૂપ છું અને આ જ્ઞેય સર્વત્ર વ્યાપક નિરાકાર સચ્ચિદાનંદ બ્રહ્મ જ્ઞેય છે હું ધ્યાન કરું છું અને આ ભગવાનની મૂર્તિ ધ્યેય છે એવી જે વૃત્તિમાં ભાવ રહે છે દ્રષ્ટા ધ્યાતા અને જ્ઞાતા ભાવ એ સવિકલ્પ છે સમાધિ હોય બે જ બાકી બધું વિલીન પણ એમાં દ્રષ્ટા ભાવ રહે છે ધ્યાતા ભાવ રહે છે અસ્મી ભાવ રહે છે જ્યારે એ દ્રષ્ટા ભાવ પણ વૃત્તિ દ્રષ્ટા ભાવની વૃત્તિ લીન થઈ જાય એક મૂર્તિ પ્રકાશી રહે એને શું કહેવાય નિર્વિકલ્પ સમાધિ આજે સર્વસામાન્ય અર્થ હતો એ આપણે કહ્યો શાસ્ત્રોમાં આમ લખ્યું છે મેં તમને કહી દીધું સમજાઈ ગયું તો મને ને તમને સમજાયું થોડું શાસ્ત્ર ચિંતન કરવાથી વાંચવાથી મને સાંભળવાથી તો મુક્તાનંદ સ્વામીને નહીં ખબર હોય કે સવિકલ્પ સમાધિ શું નિર્વિકલ્પ સમાધિ શું ના પૂછો મુક્તાનંદ સ્વામી અવઢ નહોતા અનપઢ નહોતા સંસ્કૃતના વિદ્વાન છે બ્રહ્મસૂત્ર ઉપર તો થ્રુ આઉટ ઇન સંસ્કૃતમાં એમણે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું છે એને ન ખબર હોય સવિકલ્પ સમાધિ શું કહેવાય નિર્વિકલ્પ સમાધિ શું કહેવાય પૂછીએ તો મૂર્ખા ન ગણે તરત કોઈને એમ થાય કે આટલી નહીં ખબર હોય જે આપણને ખબર છે એ જ સમજવાનું છે એમણે વિચાર કર્યો કે આ સવિકલ્પ નિર્વિકલ્પ કહેવાય છે પણ આમાં કંઈક મર્મો તો હશે જ અને કંઈક એને દેખાયા હશે તો મલાવને મહારાજને જ પૂછું કેટલું એ મહાપુરુષનું ચિંતન છે અને આગળ પાછળ કેટલી ચર્ચા થઈ હશે શ્રીજી મહારાજે કહ્યું કે હા સ્વામી લ્યો સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિ કોને કહેવાય એ કહું મહારાજ બોલ્યા કે જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય ને શુભ વાસના રહી હોય જેવું નારદ સનકાદિકને શુગજી તે જેવો થાઉં અથવા નરનારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમના મુનિ ભેળો રહીને તપ કરું અથવા શ્વેત દીપમાં જઈને તપ કરીને શ્વેત મુક્ત જેવો થાવ એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિ વાળો કહીએ જો બિલકુલ પેલો અર્થ અર્થ ભિન્ન થઈ ગયા સમજાય છે ને અને જેને એવી રીતનો વિકલ્પ ન હોય અને અક્ષર બ્રહ્મના સાધર્મ્ય પણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશેષ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિ વાળો કહે આમાં ક્યાંય પ્રાણ લીન થવાની વાત આવી નહીં દ્રષ્ટાભાવ રહે છે એની વૃત્તિ રહે છે એ સવિકલ્પ અને એ વૃત્તિ લીન થઈ જાય ત્યારે નિર્વિકલ્પ એવી વાત ન આવી શાસ્ત્રી વાત એક બાજુ રહી ગઈ નાડી પ્રાણ લીન થાય પછી આમ વૃત્તિ રહે તેમ વૃત્તિ રહે એ અર્થ ના આવ્યો હજી એનાથી પણ વિશુદ્ધ રીતે સમજાય એવી વાત મહારાજે વરતાલના પહેલા વચનામૃતમાં કરી છે વડોદરાવાળા શોભારામ શાસ્ત્રી મહારાજને પૂછે છે મહારાજ મુમુક્ષુ હોય ત્યારે જે તે જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે ગુણાતીત થાય ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય ત્યારે જેને નિર્વિકલ્પ સમાધિ ન થાય તેની શી ગતિ થાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે પ્રાણનો નિરોધ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય એમ નથી નિર્વિકલ્પ સમાધિની રીત તો બીજી છે તે કહીએ તે સાંભળો શ્રીમદ ભાગવતમાં કહ્યું છે અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ મુતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય એ શ્લોકનો એમ અર્થ છે જે વિશ્વના સર્ગ વિસર્ગાદિક જે નવ લક્ષણ તેને કરીને જાણ્યામાં આવે એવું ભગવાન એવું આશ્રયરૂપ જે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તેને વિશે જે મુમુક્ષુની અચળમતી થઈ જેમ આ આંબાનું વૃક્ષ છે તે એકવાર દ્રઢ કરીને જાણ્યું પછી કામ વ્યાપે ક્રોધ વ્યાપે લોભ વ્યાપે તો પણ કોઈ રીતે આંબાને વિશે ભ્રાંતિ ન થાય જે આંબાનું વૃક્ષ હશે કે નહીં હોય તેમ જેને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો ને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય તો તે પુરુષના પ્રાણ લીન ન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે અને પ્રાણ લીન થયા હોય તો પણ નિર્વકલ્પ સમાધિ છે અને જેને એ ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ વિકલ્પ રહેતો હોય જે બ્રહ્મપુરને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે શ્વેત દીપને વૈકુંઠને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે અને તે સ્વરૂપનું ક્યારે દર્શન થશે એવી જાતનો સંકલ્પ વિકલ્પ કર્યા કરે પણ પ્રગટ ભગવાન મળ્યા તેને જ સર્વના કારણ જાણીને તેને કરીને જ પોતાને કૃતાર્થ ન માને અને એવાને જો દેવ ઈચ્છાએ કરીને સમાધિ થાય તો પણ સંકલ્પ વિકલ્પ મટે નહીં અને સમાધિમાં જે જે દેખાય તેથી નવું નવું જોવાની છે પણ મનના વિકલ્પ મટે નહીં એવો હોય તેને સમાધિ છે તો પણ સવિકલ્પ છે અને સમાધિ ન હોય તો પણ સવિકલ્પ છે માટે એવો હોય તે ગુણાતી તે કાંતિક ભક્ત ન કહેવાય અને જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય હોય ને તેને સમાધિ છે અથવા નથી તો પણ તે સદા નિર્વિકલ્પ સમાધિમાં જ છે મારા બાપ આવો અર્થ ક્યાંય ન જડે નાળી પ્રાણ લીન થાય કે ન થાય જે ભગવાનનું સ્વરૂપ મળ્યું છે એમાં ક્યારેય ઉત્થાન ન રહે એમાં કોઈ દિવસ નિષ્ઠા ફગે નહીં એમાં ક્યારેય અપૂર્ણપણ મનાય નહીં મળ્યા પછી અને એ સિવાય બીજું કાંઈ મનમાં ગમે નહીં ઈચ્છે નહીં મહારાજ કે ગોલોક વૈટુંકાથી ધામ દેખાય કે ષટ ચક્રો દેખાય તો એ બધી બાહ્ય દ્રષ્ટિ છે એક ભગવાનની મૂર્તિ છે એમાં જ નિમગ્ન રહે એ નિર્વિકલ્પ સમાધિ છે પણ મહારાજે બીજો શબ્દ એટલા માટે ભેદ સમજાય ને એટલે એક શબ્દ આપ્યો નવો પ્રારંભમાં સ્થિતિ શબ્દ આપ્યો આપણે જે સમાધિ સમાધિ કહીએ છીએ એટલે મહારાજે એને થોડું ભિન્ન સમજી શકીએ એટલે સ્થિતિ શબ્દ આપ્યો ક્યાં નિર્વિકલ્પ અને સવિકલ્પ સ્થિતિ પેલી નિર્વિકલ્પ સવિકલ્પ સમાધિ સમાધિ કરતા સ્થિતિ ઊંચી સમાધિ બંધ આંખે થાય નાડી પ્રાણ લીન થાય બંધ આંખે થાય ખુલ્લી આંખે ન થાય સ્થિતિ ખુલ્લી આંખે થાય સમાધિ અભ્યાસે કરીને થાય પ્રાણાયામનો અભ્યાસ હોય ધ્યાનનો અભ્યાસ હોય કે મૂર્તિમાં મન જોડવાનો અભ્યાસ હોય કે બ્રહ્મચિંતન કે તત્વચિંતન હોય અભ્યાસે કરીને થાય રોજ ઉઠીને કરવું પડે અને અભ્યાસ કરતા કરતા થાય નાસ્તિકને પણ થાય આસ્તિકને પણ થાય સમાધિ અભ્યાસનો વિષય છે સ્થિતિ સમજણથી જ થાય પછી નાડી પ્રાણ લીન થયા હોય તોય ભલે ન થયા હોય તોય ભલે સમાધિ થાય નિર્વિકલ્પ થાય તો પણ અશુભ વાસના હોય ખરી સ્થિતિ નિર્વિકલ્પ થાય તો અશુભ વાસના હોય જ નહીં પેલે પગથિયે જ ખરી જાય પેલે પગથિયે જ ખરી જાય આટલો મોટો ભેદ છે વરતાલના વીસમા વચનામૃતમાં સુખસ્વામી મહારાજે પૂછ્યું છે મહારાજે પ્રશ્ન કર્યો છે કે આ કામાદિકનું બીજ છે એ ક્યારે બળે તો સુખસ્વામી કે જયારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે બળે એવું લાગે છે મહારાજ કે આ નારદ પારાશર બ્રહ્માદિક દેવતાઓ એને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી તે એ બધા કામે કરીને વિક્ષેપ થયા લ્યો બોલો વાતે સાચી આ બધા નિર્વિકલ્પ સમાધિ વાળા જ છે તો પાછા કેમ બધા દોડ્યા દોડ્યા એમ જ સમજાય જાય છે ને દોડ્યા કેમ વિક્ષેપ થયો પરણવાના બધા કૂદકા માર્યા આ બધું થયું શું થયું હા મહારાજ હવે તો ઉત્તર નથી આવડતો મહારાજ કે નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તો અશુભ વાસના હોય એ તો જનક જેવી સ્થિતિ થાય કે જયારે સુલભા સંન્યાસીની મોહ પમાડવા આવી ત્યારે જનક મહારાજે કહ્યું કે મારા ગુરુ પંચશીખના પ્રતાપે યોગ અને સાંખ્ય બે સિદ્ધ કર્યા છે મારું એક શરીર એક ભાગ શરીરનો તલવારથી કાત એકને ચંદન ચર્ચે મને સમાન ભાવ વર્તે છે મને મોહ ન થાય મહારાજ કે આવી જેને સમજણની દ્રઢતા થઈ હોય એને કામાદિક દોષ બળી જાય આ સ્થિતિ છે ભાયાવદરમાં કેશવ ભગત થયા ગુણાદિત્યાનંદ સ્વામીના વખતમાં સાધુઓના અને ગુણાતીતાનંદ સ્વામીના જોગથી સંઘથી એવી સમજણની સ્થિતિ થઈ સંસાર ખુલ્લી આંખે સળગી ગયો આને સ્થિતિ કહેવાય ઓલો તો જયારે આંખો બંધ કરે નિર્વિકલ્પમાં જાય ત્યારે સંસાર સળગે તો પૂરો તો સળગે નહીં મહારાજે તો ત્યાં સુધી કીધું છે નિર્વિકલ્પ સમાધિ વાળો નિર્વિકાર રહે નિર્વિકાર રહે કેટલો જેમ અજ્ઞાની સુસુપ્તિમાં રહે એટલો બે નિર્વિકાર જ છે પણ જયારે વૃત્તિઓ પાછી અનુલોમ થાય તો દોષ આવે ખરા એ ભાયાવદરના કેશવ ભગત એવા સમજણથી સ્થિતિ થાના પામ્યા ભર યુવાની છે પિતાએ આગ્રહ કર્યો અને સાધુ થવું છે એને પરણાવવો છે છતાંય આગ્રહ કરીને પરણાવી દીધો ભાગ્ય નહીં પરણીને પત્ની પોતાને ત્યાં આવ્યા પ્રથમ દિવસ છે એને ઓરડે બેઠા પતિને પત્ની બે છે નવ યુવાન છે હજુ પરિણ્યા છે એક ઢોલિયા ઉપર બેસી અને કેશવ ભગત ભાયાવદરનો હજી તો હમણાંની વાત છે પત્નીને ઉપદેશ દેવા માંડ્યા કે આ સંસાર આવો છે આ દેહ આવો છે આત્મા આવો છે ભગવાન આવા છે ભજનમાં સુખ આવું છે સ્થિતિ જુઓ નાડી પ્રાણ લીન નથી થયા ઓલાને લીન થયા તા તોય પડી ગયા અને કોકની વાહે પડી ગયા કોકની વાહે પડ્યા આ એનું ઘરનું છે અને ઉપદેશ આપે છે ઉપદેશ આપતા આપતા આપતા આપતા આપતા છ મહિનામાં એને વૈરાગ કરી દીધો પછી તો કથા લાંબી છે ખોળો ભરાયો નહીં માવતર ચિંતા મીંડા કરવા દીકરીને પૂછે વહુને પૂછે તો કે આને તમે સાધુ થવા દો આ દેવનો દેવ છે મને અડ્યો જ નથી આ હા હા હા આવું હા હું તમારા દીકરાની જેમ તમારી સેવા કરીશ મને આવા ભરથારની હારે ચાર ફેરા ફરવા મળ્યા મને સ્વામિનારાયણ ઓળખાવ્યા મારું કલ્યાણ સદેહ થઈ ગયું છે એને રજા આપી દો અહીંયા કોચવશો રાખશો તો ખોટું છે અને એ ભગત જુનાગઢ ઉપડ્યા જો આના નાડી પ્રાણ સંકેલાણ બોલો તો ખરા સંકેલાણ સ્થિતિ કેટલી છે ગજબ અને જેના સંકેલાણા હતા એની આવી સ્થિતિ નહોતી આ આપણો જનક કહેવાય હજી જુઓ કોન્ટ્રાડિક્શન તમે જુઓ કે પછી રસ્તામાં ઉપલેટા આવે ઉપલેટામાં લાલાબાઈ સમાધિનિષ્ઠ સ્વતંત્ર જઈને આવે સમાધિમાં એને ત્યાં રોકાણ આવે રોકાતા રોકાતા આવે ને ત્યારે ક્યાં કે ગાડીઓ હતી રોકાણા જીમા કથા વાર્તા આહા રાત પડી લાલા બાપા મોટા એટલે મીંડા ભગત પગ દબાવા કેશવ ભગત દબાવતા દબાવવા વાત કરી કે બાપા જાગ્રત સ્વપ્ન કે સુસુપ્તિમાં મને સ્ત્રીનો ઘાટ તો નથી થતો પણ અખંડ વૃત્તિ મહારાજમાં રહે એવું કંઈક કરી દો બાપા સડાક બેઠા થઈ ગયા એટલે તું શું બોલે આવો યુવાન અને તને જાગ્રત સ્વપ્ન સુસુપ્તિમાં સ્ત્રીનો ઘાટ નથી થતો છેટો રે છેટો રે છેટો રે હું સમાધિ વાળો છું તોય મને ન્યા સ્ત્રીયાદિકની મારા મમતા મને ખેંચી લાવે પાછી ત્યાં જાઉં છું ખરો મહારાજ પાસે પણ તોય મને વિષયો નથી પણ મારાપણાની મમતા મારા પરિવારની મમતા એ મને ખેંચી લાવે છે તને એનાય ઘાટ નથી તો કે ના બાપા નથી વયો જા અત્યારે ને અત્યારે જુનાગઢ ભેળો થા જા હાલતો થા અને કાં તું હું હું તારા પગ દબાવું રાતે ને રાતે વળાવ્યા જુનાગઢ જો એકમાં નાડી પ્રાણ લીન થાય છે એકમાં નથી થતા આ સમાધિ કહેવાય આ સ્થિતિ કહેવાય એ સ્થિતિ એટલે હવે આનો સાર હું લેવો પાછો સવિકલ્પ નિર્વિકલ્પનો હાથમાં આવવું જોઈએ ને કઈ હા ભાઈ આપણે કઈ યોગ માર્ગે જવાના નથી પ્રાણાયામ કરવાના નથી નાડી પ્રાણ લીન કરવાના સાધનો કરી શકવાના નથી એ માર્ગે જવાના નથી પણ એટલું જ કરી શકીએ કે દિન પ્રતિદિન સત્સંગ કરી કરીને અશુભ વાસના ખેરી નાખવી એ જ આપણી સ્થિતિ કારણ કે આ ચાલીસમાં વચનામૃતમાં જ પ્રથમ કહ્યું કે જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય એને અશુભ વાસના તો હોય જ નહીં બસ તો સત્સંગ કરી કરીને અશુભ વાસના ખેરી નાખવી એ સ્થિતિ સંસારની વાસના ખેરી નાખવી સત્સંગ વગર નહીં જાય રામજી મંદિરનો પૂજારી એને જાડાનું દરદ થઈ ગયું તે ડોક્ટરો બદલી બદલીને થાય કે અમદાવાદ સુધી આંટા મારી ગયા પણ ઝાડા ડાયરિયા બંધ થાય નહીં બોલો ખાવામાં ધ્યાન રાખે વૈદો ફેરવી નાખ્યા પાણીના ગ્લાસમાં તમે નાખો પાણી આમ જામમાં મંડે પણ આને ઝાડાનું દર્દ મટે નહીં આનું કરવું શું એમાં એક અનુભવી નેવું વર્ષના ભાભા વૈદ મળ્યા એક બે વાર દવા આપી પણ મટ્યા નહીં ઝાડા પછી ઓલા વૈદ્ય પૂછ્યું કે તમે ધંધો શું કરો છો તો હું રામજી મંદિરમાં પૂજારી છું તો ભલામણા બોલતા હું નથી દવાની કોઈ જરૂર નથી તો શંખ વગાડવાનું બંધ કરો આ શંખ વગાડો છો એમાં થાય છે અને મારો શંખ વગાડો બંધ કર્યો ઝાડા મટી ગયા લે હવે આ અનુભવી જ્ઞાની વગર થાય તો તમે જેવા તેવા બધા ગુરુ ગોતીને બેસી જાઓ એટલે બધી વાસના ટળે આ ઝાડા મટે એ ઓલો જ્ઞાની ગુરુ ખોતી કાઢે તમે શંખ વગાડવાનું બંધ કરો જ્યાં હોય ત્યાં આપણે બેસી જાય છે ને બસ એમ સ્થાન કલ્યાણ ન કરે જ્ઞાની ગુરુ કલ્યાણ કરે એટલે વર્તનશીલ ધર્મશીલ આજ્ઞા અને ઉપાસનામાં બળવાન હોય એવો સાધુ જેદી ગોતશો ને સમજણ બેસી બેસીને કેળવશો ત્યારે વાસના ખરશે બાકી અહીંયા તો કોઈ વાંધો નથી પણ આ વાક્ય તમને ક્યાંય સાંભળવા ન મળે કે ભાઈ તમે જોજો સાચો સાધુ ખોળજો એની પાસે બેસજો સત્સંગ કરજો નહીતર છેલ્લો જન્મ નહીં થાય મોક્ષ બગડશે એવું ક્યાંય કોઈ સભામાં કહેવામાં આવે સ્થાનના મહિમા કહેવામાં આવે સાચો સાધુ ગોતશો એમ તો બોલે જ નહીં કોઈ કારણ કે વયો જાય તો કારણ એને જ ખબર હોય આ કે સાચું છે નહીં વર્તન કેતું હોય ને એટલે આ તો ભાઈ મારા તમારા કલ્યાણની વાત છે આમાં કોઈની ક્રિટિસ કરવા માટે નથી કહેતા આપણે પણ સાચો ગોતો એક છોકરાને ડોક્ટર કરવો હોય તો જેવો તેવો તમે શિક્ષક નથી ખોલતા તો આ કલ્યાણ કરવા માટે કેમ ચાલે ભાઈ કઈ સરકારે નોકરી આપી દીધી હોય એટલે જ્ઞાન હોય જ એવું નહીં આ બધા ડોક્ટરો સર્ટિફિકેટ વાળા જ હતા જાડા ન મટાડી શક્યા બધાની પાસે સર્ટિફિકેટ હતા ના પાડી શકો નહીં તમે પછી છતાં જ્ઞાન નહોતું એકે પકડી પાડી ભાઈ એટલે એટલું તો કરીએ સાચા ને ખોળી રાત દિવસ એ સાચાની પાસે બેસી રહેવાથી નહીં થાય એ તો વાતો સાંભળવી પડશે શબ્દ બ્રહ્મ કામ કરશે પ્રશ્ન પૂછવા પડશે નિષ્કપટ થવું પડશે ઓલો કીએ જ નહીં મને જાડા થયા તો શું દવા કરે નિષ્કપટ થવું પડે એટલે અશુભ વાસના ખેરીને ચોખ્ખો થઈ જાય એ સ્થિતિ પણ હવે છે ને કે અશુભ વાસના જયારે ખરી જાય છે ત્યારે કેવો ચોખ્ખો થઈ જાય કયો કેવો ચોખ્ખો નિર્મળ માન સરોવરનું પાણી ચોખ્ખું એની પાછળ ઝાંખું પડી જાય એવો એ આ દુનિયા બદલાઈ જાય ને આ લોક ખરી જાય પછી આ લોક નજરમાં ના આવે ઉજ્જવળ પ્રકાશમાન દીપ્તિમાન દુનિયા ખુલી જાય પેલા આ જગત હતું એટલે એમ એમાં એવા સંકલ્પો થતા હતા કે હું ટાટા બિરલા જેવો થાઉં બિલગેટ જેવો ધનવાન થાવ હે રિલાયન્સ જેવા કઈ ઉદ્યોગો નાખી દઉં આવા સંકલ્પો થતા હતા પણ આ દુનિયા બદલીને બીજું વિશ્વ દેખાણું એટલે એમ થાય કે ઓહો હો હો હો હો જો નારદજી જેવો થાવ ને તો ત્રિલોકીમાં શ્રીમન નારાયણ કરતો કરતો ફરું શ્વેદ્વીપમાં જવાય આહા હા હા ઘણા ન હોય દેશ દેશાભરમાં ફરવું ગમે અને લોક ઉઘડી જાય આખા અરે આવા થયે તો કેવા સારા એટલે સિદ્ધિઓમાં કંઈક મેળવવામાં પેલા પૈસો એકઠો કરવામાં હોય તો પછી તપ એકઠું કરવામાં આ બીજી વાસના એ શુભ વાસના જાગે અશુભ નથી પણ શુભ પણ ભગવાનની દ્રષ્ટિએ અશુભ આપણી દ્રષ્ટિએ શુભ એ બીજી વાસનાનો ઉદય થાય શ્રીજી મહારાજ દબાણ હતા તે મહારાજ એક દિવસ રાતે વાતો કરી કે બદ્રિકાશ્રમના મુક્તો છે ને એ બોર ખાય અને તપ કરે પણ કોઈ પંદર દિવસે એકાદ બોરું ખાય કોઈ વળી મહિને ખાય વળી કોઈ છ મહિને ખાય વળી કોઈ વર્ષે વર્ષે ખાય પણ એક બોરું જમે ને પછી તપમાં લીન થઈ જાય આવા છે બદ્રિકાશ્રમના મુક્ત શ્વેદીપના મુક્તો તો કઈ આહાર જ નથી લેતા બસ નિરન્ન રહે છે અને તપસ્વી છે અને ભગવાનની આરાધના કરે છે આવી બધી મહારાજે વાતો કરી તે રાત્રે એક સાધુને એવી ચાનક ચડી હવે તો નિરન જેવું તપ કરું નિરન મુક્ત થાઉં જોયું આ લખ્યું છે હું તમને એક એક આમ એક્ઝામ્પલ આપું છું તે દબાણથી આગળ બાર મુવાડાનો માર્ગ જ જતો ત્યાં થોડું ઘાડી જંગલ જેવું એમાં જઈને બેસી ગયા તપમાં નહીં ખાવું નહીં પીવું નહીં ઉઠવું બોલો નિરંત થવું મળ્યા છે કોણ નહીતર જોયું જોયું નજરમાં આવે છે દાખલો મળે છે છોડીને જતા રહ્યા નિરન્ન થવું છે બસ બેસી ગયા અહીંયા અક્ષરાધીશને ચિંતા થઈ કે માળું આ તો ઊંધું થયું હે મહારાજને પછી આમંત્રણો તો હોય તે પછી ઘોડાસર ગયા ઘોડાસરથી હાથરોળી ગયા હાથરોળીથી મહારાજ બાર મુવાડાના માર્ગે હાલ્યા સાથે બધા પાર્ષદો નાનતે બધા પણ મહારાજે તરત ઘોડું રોક્યું અને સુરા ખાચર દરબારોને કે દરબાર તો હા મહારાજ આટલામાં ક્યાંય મારો સાધુ હોય એવું મને લાગે છે મને એની સુગંધ આવે છે ઓહો હો મને એની સુગંધ આવે છે આટલામાં ક્યાંક મારો સાધુ છે અરે મહારાજ અહીંયા કોણ કોના ભૂખ બળ્યા છે અહીંયા આવે મહારાજ ના હું અહીં બેઠો છું તપાસ કરો ગટગટનો સ્વામી છે પણ તો એને એની એના ભક્તોની સુગંધ આવે છે એક ભમરાને ફૂલની સુગંધ આવતી હોય તો આ બાપને આપણી સુગંધ ના આવે ભક્તિની કરવી જોઈએ ને ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ હોત જહાન દાબી દુબી ના રહે કસ્તુરી બાસ મહારાજ બેઠા પાર્ષદે તપાસ કરી એક સાધુ બેઠા ત્યાં હા મહારાજ ક્યાંય છે હાલો હું નહોતો કેતો મહારાજ ત્યાં ગયા થોડે છેટેથી મેળા પડકારા મારા હે સાધુ હે સાધુરામ હે સાધુરામ આવો ઘેરો અવાજનો મહારાજનો અવાજ સાંભળ્યો અરે અહીં ક્યાંથી એકદમ જાગીને પગમાં પડી ગયા મહારાજ તમે મહારાજની આંખમાં આંસુ આવી ગયું સાધુ શું કરો તપ મારા બાપ ત્રણ ત્રણ દાડાથી ખાધું નથી પીધું નથી તું પેલા પાણી પી લે મારા ધારે પાણી લઈ ગયા આલે પાણી પી પેંડા ક્યાંથી લઈ ગયા છે આ સાવ ઇતિહાસની ઘટના છે તો માગો તો હું તમે હરિલીલામૃતના અંદર છે કેટલો કળશ છે એ મને અત્યારે યાદ નથી પણ નવમો વિશ્રામ કે એ છે બીજા ભાગમાં તમે ખોલી લેજો મારા ધારે પેંડા લેતા ગયા છે આલ હતું પેંડા ખા પેંડા ખવડાવ્યા જોયો ને કેટલા વહાલા હોય છે આને માવતર કહેવાય મહારાજે પેંડા પોતાને એક એક આપે ઓલા સાધુને ખવડાવે ખાઈને પાછું પાણી પીવડાવ્યું પછી મહારાજ એટલું બોલ્યા સાધુ તું બદ્રિકાશ્રમનો મુક્ત તો છો અને તેને અક્ષરનો મુક્ત કરવા હું ત્યાંથી અહીંયા આવ્યો તો તારે શ્વેતદીપ નો થવું છે બાત દેખો બાત તારે શ્વેત દીપ નો થવો છે એકદમ સાધુ ઉભો થઈ ગયો હાલો મહારાજ હવે સમજાઈ ગયું વાત કેટલી કિંમતી કેટલી વજનદાર કે તારે શ્વેત દીપનો મુક્ત થવો અક્ષરાધીશ તારી હારી આંટા મારે છે આ મને બેઠો રે ને તોય થઈ જા જોઈએ રાખ તોય અમારે ભેળો ફેર એટલે મહારાજે પ્રથમના નવમા વચનામૃતમાં કહ્યું છે કે ગોલોક વૈકુંઠાદી ભગવાનના ધામ છે ત્યાં ભગવાનનું તેજોમય સ્વરૂપ છે એ મને જ્યાં સુધી નથી દેખાયું ત્યાં સુધી મારું કલ્યાણ નથી થયું એવું જેને અજ્ઞાન હોય એના મુખથી તો ભગવાનની વાત પણ સાંભળવી નહીં પણ જે પ્રગટ ભગવાનમાં નિષ્ઠા રાખે છે એને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે એવો જે ભગવાનને નિષ્ઠાવાળો ભક્ત છે એને તો ભગવાન બલાત્કારે પોતાના ધામ અને પોતાના ધામની મૂર્તિઓની ઐશ્વર્ય બતાવે છે આ નિર્વિકલ્પ હો બોલો સવિકલ્પ થાય દાદાનો દરબાર લીમડાનો છાંયો નીચે ઢોલ્યો એના ઉપર સહજાનંદ પ્રભુ બેઠો દૂર થોડે થાંભલીને ટેકે મોકા ખાચર માથે ઓઢી ધ્યાન કરે સામે બેઠા અને ધ્યાન કરીને હું જોતા જી ના દેખો બીજું જોવાનું કરવાનું ક્યારે થાય કે સામે જે મેળ્યો છે એને અપૂર્ણ માને ત્યારે હે એમાં કચાસ હોય તો જ ને એવી સમજણ હોય તો જ કે અહીંયા ન દેખાય ત્યાં સુધી નથી થયું એટલે ને આમ જોવે શું ખોટ આવે જે તો કીધું છે બહાર અથવા અંદર ગમે ત્યાં ભગવાનની મૂર્તિ સામે જોઈ રહ્યું અંતરદ્રષ્ટિ છે માથે ઓડીને ધ્યાન કરે સુરાકાજે ધીમેથી જઈને પાસે જઈને કે એલા મોકા કોનું મો વાળ્યું મોં વાળ્યો ગુજરી જાય ત્યારે મોં વાળે ને કે તે કોનું મોં વાળીને બેઠો છો ભણે હે ભણે એ આપા અરે કે આપા હું તો ધ્યાન કરતો છા ધ્યાન કરતો છા તે ધ્યાનમાં જેને જોવો છે એ તો હામે બેઠો છા એક થપાટ મારી ઉગાડ નાખીને સુરા ખાચર કેટલું સમજે પકડીને મહારાજ પાસે લઈ આવે લે અહીં બે મહારાજ કે હા હા સાચી સામે છે એમાં કચાશ પોતે સમજે ત્યારે આવું થાય જે મળી મૂર્તિ છે એમાં અપૂર્ણપણું તમને ઘરમાં ફાવે નહીં અપૂર્ણપણું લાગે ત્યારે તમે માઉન્ટ આબુ જાઓ હેરિવાર ત્યારે તમે સાપુતારા જાઓ ત્યારે તમે મહાબળેશ્વર જાઓ હા ઘરે જ પૂર્ણતા હોય તો નીકળતા છે બહાર બીજી દ્રષ્ટિથી જુઓ પતિવ્રતા નારી છે પતિમાં ભાવ છે નિષ્ઠા છે પણ એવા વિકલ્પ સંકલ્પ ધ્યા રાખે અરે સરસ બંગલો હોય ગાડી હોય આમ આપણું જરા કામ શોભે તો એને પતિ મેળ્યો છે પૂર્ણ નથી માનતી માને છે ભલે પતિ થકી પણ એને એના બીજા સાધનો છે એમાં મન છે અને પતિ છે એ સાધ્ય છે સાધન છે અને સાધનો સાધ્ય થઈ ગયા આવો બંગલો આવી મોટર પછી વળી થાય કે અહીંયા ફરી આમ ફરવા જાય તે મજા રે થોડુંક નવું નવું લાગે ફ્રેશ થાય આમ છે એટમોસ્ફિયર ફરે પતિને હારે જ લઈ જાય પણ પતિ જ મળ્યો છે એમાં તૃપ્તિ નથી ભેદ દેખાય છે ને સંભવ છે કે પતિને પછી કઈ કામ આવે અને ત્યાં ફરવા ગયા હોય તો પતિ કે મારે જવું પડશે તો કે તમે જાઓ બે પાંચ કામ કરી આવો પછી આવજો પછી આપણે જશું જો પતિનો વિયોગ થયો કારણ કે આને તો અહીં લાગ્યું છે હિલ સ્ટેશનમાં ગમ્યું છે પતિ સાવ છોડીને ગયો નથી આવશે પણ કેટલો બધો લોસ જાય સંભવ છે કે કાલ સવારે એને આ બધું જતું રહે તો એને દેનારો કોઈ બીજો મળે તો ત્યાં જતી રહે અને થાય છે ને એવું ઘણા લખપતિઓ હોય છે એને બધું વિલીન થઈ જાય એટલે તરત હજી તો કાંઈ ન થયું લાગ્યું સંકેલાણું ત્યાં તો બીજો ગોતીએ લીધો હોય નિષ્ઠા જ નથી ને એટલે બહુ મોટો ફર્ક પડી જાય એ જ્યાં ત્યાં લોકમાં રોકાઈ જાય પણ રોકાઈ જાય પણ છેક પહોંચે જ નહીં એટલે બહુ મોટો વિકલ્પ પેદા થઈ જાય એટલે મહારાજ કે એ સવિકલ્પ છે પણ જે મળી મૂર્તિ એમાં જ પૂર્ણ છે એ નિર્વિકલ્પ એમાં જ નિમગ્ન રહે મહારાજ કારિયાણીમાં બેઠા હતા એમાં સંતદાસજી આવ્યા નામ તો સાંભળ્યું જાણો છો મહાદિવ્ય વિભૂતિ સરે હે જાય બદ્રિકાશ્રમને હરતા ફરતા બસ મહારાજ એને છૂટ આપી હોય બધી ફરી રાખે કાર્યાણીમાં આવ્યા સભા બેઠી હતી મહારાજ ઉભા થઈને ભેટી પડ્યા ઓહો સંતદાસજી આવો બેસો બેસો પાસે બેસાડ્યા હવે થાળનું ટાણું હતું ભોજનનું એટલે મહારાજ કે સંતાજી હવે તમે બહુ ફેર્યા હવે હમણાં સત્સંગમાં રહેજો સત્સંગમાં રોકાજો અહીંયા એમ મહારાજ ભલામણ કરી અને ભોજન લેવા ગયા ઠાકોર જમાડવા ગયા એમ તો ન કહેવાય ભોજન લેવા ગયા એટલે ઠાકોર જમાડવા એને શું ઠાકોર જમાડવા શું મારી સામે જોવો તમે સમજ્યા નહીં આપણે ઠાકોર જમાડવા જવાની એને શું એમ થોડો કઈ શ્રીજી મારા ઠાકોર જમાડવા ગયા એમ વાતો કરે છે હાવ નિર્વિકલ્પ સમાધિ થઈ ગઈ તમને ભોજન ગ્રહણ કરવા ગયા તો મહારાજ પાટલે બેઠા અહીંયા બન્યું એવું કે સંત દાદી ઉભા થઈને ભાગ્યા તે ગયા સડસડાટ વિપરીત દિશામાં મહારાજ ભોજન કરતા તીથી વિપરીત દિશામાં સભા તો જુદી જગ્યાએ બેઠા છે તે જાડી ઝાંખરા એ કઈ દેખાય નહીં હાલ્યા જાય ગયા ગાજતા તે દોડતા આવ્યા જઈને મહારાજને કીધું મહારાજ તમે સંતદાજીને એમ કીધું સત્સંગમાં રોકાવ ને એ તો ભણે ભાગ્યા જાય છે મહારાજ કે ભાગ્યા તો કે હા અજીઠા જૂઠા હાથે મહારાજ કોળીઓ ફેંકીને દોડ્યા સંતદાજીની પાછળ ખુલ્લે પગે દોડતા દોડતા સંતદાજીનો મહારાજે હાથ પકડી લીધો ઉભા રહી ચાલો ચાલો મેં તમને કીધું તું કે સત્સંગમાં રોકાવ તો ક્યાં ઉપડ્યા મારા તો જાણે છે પણ આયરે હોય એને સમજણ આપવી પડે ને ક્યાં ઉપડ્યા અરે મહારાજ મને ક્યાં ભાન રહે છે મને તો તમે આમ સામે હાલ્યા તમારી પાછળ પાછળ હાલતો થઈ ગયો મને કઈ બીજું ખબર નથી તમે ચાલ્યા તમારી પાછળ હું હાલતો થયો ઉઠીને બસ મહારાજ કે આ મારો સાધુ નિર્વિકલ્પ મારો બાપ લ્યો હાલો લાવીને પાસે બેસાડ્યા જમતા હતા ને એને જમાડ્યું આને શું કહેવાય નિમગ્ન નિર્વિકલ્પ બસ અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામીને એક ભગવાનની મૂર્તિને વિશે નિમગ્ન રહે એને નિર્વિકલ્પ સમાધિ કહેવાય ઇતિ શ્રી પુરાણે આનો સાર એટલો મળી મૂર્તિ જે છે એમાં એવા નિમગ્ન થવું કે વાસના સંસારની છૂટી જાય અને એ મૂર્તિ થકી બીજું કાંઈ ઈચ્છવું નહીં આમ કરી દો તેમ કરી દો ને મહારાજ આ તે વચ્ચે વચ્ચે ગમે ત્યાં કાંઈક પજા કદાચ દેખાઈ જાય જતા જતા તોય આ મૂર્તિને મૂકવી નહીં આ નિર્વિકલ્પ સ્થિતિ બસ આટલું પાકું થાય બોલો સમાધિની વાતમાં જાણવા મળ્યું કે નહીં તમને તો પેલા શું કહેતા નથી સાંભળવું ના હું કામ પાડતા એ મને કહો તમારે ત્યાં ના ચીમ પડાય એ કયો સવિકલ્પ નિર્વિકલ્પ સમજાયું આપણા માટે પણ બરાબર હવે બીજો પ્રશ્ન મુક્તાનંદ સ્વામી પાછો એવો જ ક્રિટિકલ પ્રશ્ન પૂછ્યો હે મહારાજ આ ભક્તિને ઉપાસનામાં શું ભેદ મુક્તાનંદ સ્વામીને જાણે ખબર જ નહીં હોય કારણ કે હાવ અનપટ એમને હોય કઈ હા તો સાંભળો ને સાંભળવું છે હા ન સમજાય તોય ઉપાસનાનો એક અર્થ થાય છે આરાધના આરાધના તમે કોઈ દેવની આરાધના કરો છો શું કરો એની પૂજા કરો અર્ચના કરો વંદના કરો સ્તુતિ કરો જપ કરો માળા કરો ધ્યાન કરો એને શું કહેવાય આરાધના તો ભક્તિમાં શું કરીએ છીએ પૂજા કરીએ છીએ વંદન કરીએ છીએ જપ કરીએ છીએ પ્રણામ કરીએ છીએ સ્તુતિ કરીએ છીએ શું કરીએ છીએ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ ભક્તિમાં પણ એ જ છે નવ પ્રકારે ભગવાનને ભજવા નવ પ્રકારે ભગવાનને આરાધવા એનું નામ ભક્તિ તો ઉપાસનામાં પણ એ એટલે ઉપાસનાનો જ્યારે આરાધના અર્થ કરીએ ત્યારે ભક્તિ અને ઉપાસના બંને સમાન અર્થમાં પ્રયુક્ત થાય છે વપરાય છે યાદ રાખો ઉપાસનાનો અર્થ આરાધના થાય ત્યારે ભક્તિ અને ઉપાસના બંને સિમિલર યુઝ છે એનો અને આપણે વાપરીએ છીએ કે ભાઈ એ તો હનુમાનજીની ઉપાસના કરે છે પેલો ગણપતિની ઉપાસના કરે છે પેલો શિવજીની ઉપાસના કરે મતલબ એની ભક્તિ કરે છે હે આપણે વાપરીએ છીએ લોક વ્યવહારમાં વિદ્વાનો પણ વાપરે છે વેદનો જે બ્રાહ્મણ ભાગ સંહિતા ભાગ છે તો એને ઉપાસના કાંડ કહે છે એમાં શું ઉપાસના કાંડ કહે છે કે એમાં અરુણ ઇન્દ્ર અગ્નિ આ બધા દેવતાઓ એની સ્તુતિ છે મંત્રો છે પ્રાર્થના છે તો એ ભક્તિ છે આરાધના છે એટલે એ ભક્તિ કાંડને આરાધના કાંડને ઉપાસના કાંડ કહે છે વિદ્વાનો બ્રાહ્મણ કાંડ જે છે એમાં યજ્ઞ યાગાદીનું વર્ણન છે એને કર્મકાંડી બ્રાહ્મણો કર્મકાંડ નથી કહેતા એને એમ કે છે કે યજ્ઞ દ્વારા અમે ભગવાનની આરાધના કરીએ છીએ પૂજન કરીએ છીએ અર્ચન કરીએ સ્તુતિ કરીએ છીએ એટલે અમારો આ બ્રાહ્મણ ભાગ છે કર્મકાંડ તમે કહો છો પણ આ તો અમારા માટે ઉપાસના કાંડ છે યજ્ઞ દ્વારા આરાધના થાય છે તો ભક્તિને ઉપાસના સમાન અર્થમાં વપરાય છે ક્યારે આરાધના હોય ત્યારે જે જે પૂર્વે આચાર્યો થયા છે એમણે પણ ભક્તિ અને ઉપાસના સમાન અર્થમાં શબ્દ વાપર્યો છે તો એ મુક્તાનંદ સ્વામીને તો ખબર જ હોય કે ભાઈ સમાન અર્થમાં વપરાય છે છતાંય પ્રશ્ન કર્યો હે મહારાજ આ ભક્તિને ઉપાસનામાં શું ભેદ મહારાજ કે બહુ મોટો ભેદ હવે આ બધા વાપરે છો ઉપર જો બધા મેં તમને એટલે કહ્યું કે વેદ થી માંડીને આ બધા જ વિદ્વાનો બ્રાહ્મણો કર્મકાંડીઓ લોક વ્યવહારમાં પૂર્વે જે જે આચાર્યો થયા એમણે બધા એ ઉપાસના એટલે ભક્તિ સમાન અર્થમાં વાપર્યો છે પણ સાર અર્થ મેં એ કહ્યો કે આરાધના અર્થમાં ભક્તિની ઉપાસના સમાન અર્થમાં વાપર્યો છે મહારાજ કે બહુ મોટો ભેદ છે સ્વામી ભક્તિ તો એને કહે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ હોય એ ભક્તિ છે નવ પ્રકારની ઉપાસના તો કે ભગવાનને સદા સર્વદા સાકાર સમજણની જે નિષ્ઠા એ ઉપાસના છે ભગવાનના સ્વરૂપને સદા સર્વદા સાકાર સમજવું એવી જે નિષ્ઠા એ ઉપાસના છે અર્થ બદલી ગયો અર્થ બદલી ગયો મહારાજે ઉપાસનાનો આરાધના પરક અર્થ ન કર્યો ભક્તિ પરક અર્થ ન કર્યો પણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન યથાર્થ જ્ઞાન એવો અર્થ કર્યો એટલે ઉપાસનાનો જ્ઞાન એવો અર્થ કર્યો આરાધના ન કર્યો જ્ઞાન એવો ઉપાસનાનો અર્થ કર્યો તો શું ખોટો હશે મનમુખી હશે ના શાસ્ત્રોમાં છે જ બહુ ધ્યાનથી સાંભળજો શાસ્ત્રમાં લખ્યું છે અપવર્ગોપતયા અપવર્ગોપાયતયા વિદિત્સતમ વિદિત્સિતમ વેદનમ ઉપાસનમ અપવર્ગોપાયતયા વિદિત્સિતમ વેદનમ ઉપાસનમ વેદનમ ઉપાસનમ વેદનમ એટલે જાણવું તું નો એટલે ઉપાસનમ એટલે જાણવું જાણવું એટલે વેદનમ વેદનમ એટલે ઉપાસનમ ઉપાસનમ એટલે વેદનમ વેદનમ એટલે જાણવું ઉપાસનાનો અર્થ શું થયો જાણવું તો શાસ્ત્રમાં લખ્યું છે તો આરાધના ઘૂસી ક્યાંથી ગયો શાસ્ત્રમાં ચોખ્ખું લખ્યું છે વેદનમ એટલે જાણવું ઉપાસના એટલે જાણવું તો આ આરાધના શબ્દ ઘૂસી ક્યાંથી ગયો ઘૂસ ક્યાંથી મારી હા કારણ કે વેદનમ એટલે જાણવું જાણવું એ જ ઉપાસના એટલે જે જ્ઞાન માર્ગીઓ હતા એમણે શું કહ્યું કે ભગવાનના સ્વરૂપને જાણો એ જ ઉપાસના પછી કરવાનું કંઈ નથી આ ટોકરી ખખડાવો ને ફૂલ ચડાવો ને જળ અભિષેક કરો અને સ્તુતિ કરો ને પ્રાર્થના કરો અને એ ક્રિયાકલાપ કશી જ જરૂર નથી જાણો એટલે પર્યાપ્ત એ જ ઉપાસના છે આ શું બધું લઈ મીંડ્યા છે એટલે ભક્તિ માર્ગી જે આચાર્ય હતા એમણે કીધું ના ના ના ના ના ના ના ના ના ના ના ના ના ના ના રામ રામ રામ રામ રામ કરો એટલું નથી વેદનામ એટલે શું તમે જ્ઞાન કરો એટલે બસ પૂરું થઈ ગયું દૂધને જાણો છો એટલે શું બેઠા રહ્યો અરે પીવો દૂધનું તો જ્ઞાન છે કે આ ગાયનું છે ભેંસનું છે હમ બીજે જેનો જેનો બકરીનો છે જેનો જેનો બધા પણ જ્ઞાન થઈ ગયું એટલે શું કરો હા સેવન કરો એટલે ઉપાસનમ સેવનમ વેદનમ ધ્યાનમ આરાધનમ ઉપાસનમ વેદનમ જાણો એટલું નહીં જાણ્યું પછી સેવનમ ઉપાસનમ વેદનમ ધ્યાન કરો વેદનમ ધ્યાનમ આરાધના કરો બાકી શું અર્થ છે એનો તમે કયો કઈ જરૂર નથી એટલે જ્યાં જ્યાં ઉપાસનાની વાત આવી વેદનમની વાત આવી એટલે તરત આચાર્યો કહી દે વેદનમ ધ્યાનમ ધ્યાન કરો આરાધના કરો પૂજા અર્ચના કરો કારણ કે જો સેજ ઢીલું મૂકે તો લગ્નાનીઓ તરત એમ જ કે વેદનમ એટલે જાણો જાણ્યા પછી કશું કરવાની જરૂર ન થઈ એટલે સતત આમ ખેંચાયું ઓલા જ્ઞાનીઓ સતત આમ ખેંચ્યું એમાં આપણે લટકી રહ્યા આમ જુઓ હવે જ્ઞાનીઓ તો આપણે કઈ જ્ઞાનીઓને આપણે શું કહી શકાય હમણાં અગાઉ કીધું એમ મહા અંધકારમાં ભટકતા હોય અમુક અમુક તો આપણે શું કહી શકીએ એને પણ વેદનમ એટલે જ્ઞાનમ ઉપાસનમ હે કોઈ પણનું તમે જ્ઞાન હોય તો જ્ઞાનની સાથે ભક્તિ જોડાયેલી જ છે તમે એમ કહો કાંઈ કરવાની જરૂર નથી એ વાત બોગસ છે જ્ઞાનમ હોય એટલે ભક્તિ હોય જ સમજો પાંચ વર્ષથી દીકરો વિદેશ છે આવ્યો બાપ દીકરો બે મળ્યા બે બેઠા છે પછી હું બેઠા જ રે ના ના તમે કયો ને બાજુ બાજુ બેઠા રહીએ બે એકબીજા વાતું કરે એ વાતું કરે શું ભક્તિ છે શ્રવણમ બાપો બોલે છોકરો સાંભળે દીકરા તને સારું છે એ શ્રવણમ પછી દીકરો કે બાપુજી તમારા પ્રતાપે આ બધું છે એ કીર્તનમ એ કીર્તનમ બાપા એમ કે ના ના દીકરા તો તારામાં હતું ત્યારે તું પૂછ્યો તો કે ના ના બાપુજી તમારી કૃપાથી થયું છે એ વંદનમ જો ભક્તિ શરૂ થઈ પછી બાપુને કે બાપા તમે બહુ મારામાં છે મહેનત કરી લાવ પગ દબાઈ દઉં પાદ સેવનમ <laughs> લે કઈ આ થોડું મારો ખોટું ખોટું જ પાછું લાવો ના ના એમ નહીં તમે વડીલ છો તમે વડીલ કેવા આવો <laughs> બરાબર છે ને જ્ઞાનમ છે એટલે ભક્તિ તો છે જ જો દીકરો એમને બેઠો રે તો સમજવાનો જ્ઞાનમાં કાંઈક કાચું છે કાંઈક કાચું કપાણું બાકી જ્ઞાન હોય તો ભક્તિ પ્રગટે જ એટલે તમે એમ કહો છો જ્ઞાન હોય પછી કંઈક કરવાનું રહેતું નથી તો એવો અર્થ નથી પણ એ લોકો કંઈક ઓછા ન હોય દ્રષ્ટાંત ખોલી લાવે એ શું કે તમને શિયાળો છે ટાઢ વાય છે અગ્નિનો ભઠ્ઠો ચાલુ છે તો તમે ત્યાં જઈને શું કરો બસ બેસવાનું હોય બીજું શું કરવાનું હોય કઈ અગ્નિને થોડી પ્રાર્થના કરવાની હોય અગ્નિદેવ મને બચાવો મારે ટાઢું ઉડાડો હે અગ્નિદેવ મારે ટાઢું ઉડાડો કઈ કરવાનું હોય હે ઘનશ્યામભાઈ દ્રષ્ટાંત કેવું ખોલી લેવા એના કઈ સ્તુતિ ન કરવાની હોય અગ્નિ પાસે બેસો એટલે ઓટોમેટિક ઠંડી ઉડી જવાની છે આજ તો ઉપાસનમ છે જાણી લીધું બેસી ગયા આપો આપ ઠંડી ઉડી જશે શું કરવાનું હોય બીજું કે સ્તુતિ થોડી કરવાની હોય તમે સ્તુતિ કરો છો એવું ખોટું છે વાત કેટલી સટીક હે પણ હું એમ કઉ છું એ તાપે ક્યાં સુધી ભૂખ્યો ન થાય ભૂખ્યો ન થાય તો ભૂખ્યો થઈને મરી જવાનો તાપે ક્યાં રાખશે કુકડાની જેમ ભૂખ લાગે અને તપે સૂકો થઈ જાય એટલે એવા જ્ઞાનીને શુષ્ક જ્ઞાની કહ્યો શું કહ્યો શુષ્ક જ્ઞાની કહ્યો કારણ કે ભૂખમાં અને તાપમાં સુકાઈ ગયો એ શુષ્ક જ્ઞાની છે હવે એની સામે જુઓ એક જણો યજ્ઞ કરે છે યજ્ઞના મંત્રો જપે છે યજ્ઞ સ્થંડિલમાં અગ્નિ પ્રજ્વલે છે અગ્નિદેવ એને ટાઈટ ન જાય પેલા પેલાને જાય તાને ન જાય ટાઈટ જાય છતાંય પાછો ઉપાસના કરે છે ભક્તિ કરે આરાધના કરે છે દેવતાઓનું ઉપરાંત એને કઈક નૈવેદ્ય ધરાવવું પડશે ને એટલે એ અગ્નિમાંથી પકાવીને ખીર કેવું સરસ મજાનું બનાવે અને પછી અગ્નિદેવને સ્વાહા કરે છે અને પછી મનપસંદ રીતે એ પાછો પ્રસાદ લે છે ભૂખ્યો થાય ત્યારે તો એ સુકાતો નથી પુષ્ટ થાય છે ટાઢ પણ ગઈ અને પુષ્ટિ પણ મળી એને પુષ્ટિ માર્ગ કહો શું કહ્યો પુષ્ટિ માર્ગ કહ્યો એલો શુષ્ક માર્ગ છે આ પુષ્ટિ માર્ગ છે ટાળે જાય અને પુષ્ટિ પણ મળે તુષ્ટિ પણ મળે પુષ્ટિ પણ મળે ને ટાટ પણ જાય દુઃખ દુઃખ પણ જાય તૃપ્તિ પણ મળે આ આ સાચું જ્ઞાન છે એ જ્ઞાનમાં જયારે કચાશ આવે ત્યારે સૂક્ષ્મ જ્ઞાન આવે કે કંઈક કરવાની જરૂર નથી કાચું જ્ઞાન બાપ છે ને એ જ દીકરો હોય છે શાસ્ત્રીય રીતે પિતા વય પુત્ર પિતા જ પુત્રના રૂપમાં પુનઃ પ્રગટ થાય છે સમજદાર તરત સમજી જશે પિતા જ બીજા રૂપમાં પુત્ર રૂપે પ્રગટ થાય છે એટલે શાસ્ત્રોમાં કહેવાયું પિતા વય પુત્ર હમ હૈ અણુ અણુ એમાં છે એની આંખની અણી ખબર પડી જાય ફલાણા ભાઈનો દીકરો છે એ બીજી રીતે જ ઉગ્યો છે બીજું ડાળવું છે તો એનો એ જ પિતા વય પુત્ર અવાજ દૂરથી બોલે તોય ખબર પડી જાય ફલાણો દીકરો બોલે છે પિતા જ બીજા રૂપમાં પ્રગટ્યો છે પણ એ દીકરો એમ સમજે કે હવે કોણ બાપા કોણ દીકરો હું જ બધું છું તો એને પિતૃભક્તિ આવે અણુ અણુમાં છે એનો બાપ જ છે એમાં પણ છતાંય બાપ એ બાપ અને દીકરો એ તો ભક્તિ આવે તો ભાવ આવે એમ ભગવાન મારા તમારામાં અણુ અણુમાં સમાયો છે પણ એ બાપ એ બાપ અને આત્મા એ આત્મા પરમાત્મા એ પરમાત્મા એટલે એ આપણો સર્વનો બાપ છે માલિક છે સ્વામી છે સર્વ કારણનું કારણ છે સર્વ કરતા છે સર્વ કર્મફળ પ્રદાતા છે અને સદા સર્વદા સાકાર છે એવું ભગવાનનું સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થવું એને ઉપાસના કહેવાય સ્વામી એને ઉપાસના કહેવાય એટલે ઉપાસનાનો અર્થ શું થયો જ્ઞાન જાણવું આ પહેલો અર્થ છો સેકન્ડ અર્થ છે આરાધના પહેલો અર્થ જ્ઞાન બીજો અર્થ આરાધના વપરાયો છે બીજો અર્થ ડિક્શનરીમાં તમે જો ઇંગ્લિશ ડિક્શનરી કોઈ પણ લાવો ને તો એને એક શબ્દના દસ બાર અર્થો આપ્યા હોય એમાં જે પહેલો આપ્યો હોય ને એ એનો કરેક્ટ અર્થ હોય એમાં રોંગ ઓર રાઈટ હા એટલી તો ખબર પડે છે પહેલો અર્થ હોય એ પરફેક્ટ રાઈટ હોય બીજા પછી વ્યવહાર અર્થે પ્રયુક્ત થતા થતા દસ બાર વીસ પચીસ અર્થો આપ્યા હોય પણ તમે એક ધ્યાન રાખજો અને ધ્યાન કરજો ખ્યાલ આવશે હંમેશા બીજા ત્રીજા ચોથા જ અર્થો વપરાતા હોય લોકમાં પેલો અર્થ હંમેશા મોટે ભાગે નહીં વપરાતો હોય લોક વ્યવહાર એટલો છીછરો છે પેલો અર્થ છૂટી જાય એમ શ્રીજી મહારાજ કે મારે પેલો અર્થ છૂટવા નથી દેવો આ તો લોકપ્રયુક્ત અર્થ છે પણ પેલો અર્થ ઉપાસના એટલે જ્ઞાનચર્યા એ અર્થ પેલો છે આરાધના સેકન્ડ અર્થ છે તમે જુઓ ને કે આમ મનગઢન અર્થ નથી ઉપનિષદ એટલે જ્ઞાનકાંડ ઉપનિષદ એટલે ભણેલાને ખબર આવશે ઉપનિષદ એટલે જ્ઞાનકાંડ એટલા માટે જ્ઞાનકાંડ કહેવાય છે કે એમાં ભગવાનના સ્વરૂપનું ચિંતન થયું છે જ્ઞાન ચિંતન છે તો ઉપનિષદનો અર્થ મને બતાવો શું થાય ઓપ વધતા નિષદ ઓપ એટલે પાસે નિષદ એટલે બેસવું તો ઉપાસનાનો અર્થ બતાવો મને ઓ એટલે પાસે આસ એટલે બેસવું ઉપનિષદ ઉપાસના સરખા અર્થ થયા બિલકુલ શબ્દસહ તો ઉપનિષદ એટલે જ્ઞાનકાંડ ગુરુ પાસે શિષ્ય બેસે અને ભગવત ચિંતનની ચર્ચા કરે જ્ઞાનચર્યા કરે એને ઉપનિષદ કહેવાય તો ઉપાસના બરાબર ઉપનિષદ બરાબર જ્ઞાનચર્યા થયા ત્રણેય હરખા એટલે ઉપાસનાનો પહેલો અર્થ છે વેદનમ જાણવું જૂનો આ છે એ સંદર્ભમાં શ્રીજી મહારાજે કહ્યું કે ભક્તિ ને ઉપાસનામાં ભેદ છે સા હા અને ભેદ એમણે પાડ્યો છે એટલે છે એવું નથી ભેદ છે જ પેલો ભેદ ભક્તિનો શબ્દ સહ અર્થ તમે કરો એટલે ભજ સેવાયામ તિંગ પ્રત્યે લાગે પ્રેમપૂર્વક કોઈની સેવા કરવી એને ભક્તિ કહેવાય હવે આ શબ્દને તમે લગાડો બધે લાગશે પિતૃભક્તિ માતૃભક્તિ ગુરુ ભક્તિ ઇન્દ્રાદિકની ભક્તિ બ્રહ્માદિક દેવોની ભક્તિ લાગ્યો કારણ કે એનો અર્થ જ પહેલો મિનિંગ એ જ છે પ્રેમપૂર્વક સેવા કરવી ભજ સેવાયામ પણ ઉપાસના શબ્દને ઉપનિષદની રૂએ જ્ઞાનચર્યાની રૂએ જ્ઞાનકાંડની રૂએ તમે લગાડો ક્યાં અટકે છે મને કયો છેક નારાયણ પાસે પહોંચે અટકે જ નહીં વચ્ચે ક્યાંય કારણ કે ઉપાસનાનું ચિંતન આવે ઉપનિષદની રૂએ એટલે સર્વ કારણનું કારણ સર્વ કરતા સર્વ કર્મ ફળ પ્રદાતા સર્વ અવતાર અવતારનો અવતારી અને સદા સર્વદા સાકાર એવા એક પુરુષોત્તમ નારાયણ ત્યાં જઈને અટકે ભક્તિ ગમે ત્યાં અટકી જાય ઉપાસના અટકે નહીં એના શબ્દ પ્રમાણે ચાલ્યા જાવ તોય ન અટકે આ ભેદ છે બીજો ભેદ શ્રીજી મહારાજ કહે ઉપાસનામાં જો કચાશ હશે ભગવાનના સ્વરૂપમાં સમજવામાં નિષ્ઠામાં કચાશ હશે તો ખામી નહીં ભાંગે પણ જો સ્વરૂપ નિષ્ઠા સમજવામાં કચાશ નહીં હોય અને તમારામાં કંઈ કચાશ હશે તો ઉપાસનાને બળે સ્વરૂપ નિષ્ઠાને બળે એ ખામી તરત ટળી જશે માટે ઉપાસના ઉપર ભાર આપો સ્વરૂપ નિષ્ઠા સમજવામાં ભાર રાખો સ્વરૂપ નિષ્ઠા બળવાનું રાખો આવે છે લોકમાં શું કહેવાય છે ભાઈ ધાર્મિક સમાજ છે એમાં બહુધા ભલે ભલે દાદુઓ સંન્યાસીઓ બધા જે કરતા હોય બધામાં તમે આ જુઓ શું કહે જે તમને પસંદ હોય ને એ દેવની ઉપાસના કરો ભક્તિ કરો મૂળ વાત એટલી છે વૃત્તિઓ શુદ્ધ થવી જોઈએ અંતઃકરણ શુદ્ધ થવું જોઈએ વિકારો ટળી ગયા આપણે શુદ્ધ થઈ ગયા આત્મ સ્વરૂપ શુદ્ધ થયું જીવ સ્વરૂપ ટળી ગયું એટલે જન્મ મરણ ટળી ગયા અને મોક્ષ પ્રાપ્ત થઈ ગઈ કોને ભજો છો એ મહત્વનું નથી તમે કેવા થાવ છો એ મહત્વનું છે આ દરેક ધાર્મિક સમાજમાં આ વાત છે અને પાછા એમ કહે કે એટલા માટે જરૂર નથી કોઈ પણ ભજો અને થવાય છે કારણ કે આખરે બધી નદીઓ સાગરને જ મળે છે એટલે ગમે તેને ભજો પણ તમે નારાયણને જ પામશો અને પછી શ્લોક બોલી સંભળાવે હવે આમાં આમાં લોચો પડે કે નહીં દરેક નદીઓ સાગરને જ મળે છે એવી રીતે ગમે તેને ભજો એ નારાયણને જ પામે છે એવું કથન પુષ્પદંતાચાર્ય શિવ મહિમના સ્તોત્રમાં જ લખ્યું છે બીજે નથી બાકી એક જ એક્ઝામ્પલ આપું ગીતા ખોલો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે અર્જુન સાંભળી લે દેવતાઓને ભજનારો દેવતાઓને પામે છે પિતૃને ભજનારો પિતૃને પામે છે ભૂત પ્રેતને ભજનારો ભૂત પ્રેતને પામે છે મને ભજનારો અર્જુન મને પામે છે એટલે આમાં ન હોય આવી રીતે શું કામ બોલે અને તમે બધા હાલી મેળ્યા છો ડાકલી લઈ ગમે એને ભજો તો પહોંચી જવાના ગમે તો પહોંચી જાવ ગમે તો પહોંચી જવાના કેમ પહોંચી જાઓ એટલે મહારાજ કે છે ભક્તિની આડચમાં ઉપાસનામાં કચાશ ન રહી જાય એટલા માટે ભક્તિને ઉપાસનાનો ભેદ પાડીને સ્પષ્ટપણે સમજાવે છે કે આને ભક્તિ કહેવાય આને ઉપાસના કહેવાય સમજાય છે હે બાપા ના ના સમજાતું નથી ખાલી આમ આમ કરો છો પણ થયું છે શું જોયું હવે આપણા સંપ્રદાયના કહેવાતા સારા હકીકતમાં કહેવાતા પણ સોકોલ્ડ નહીં કહેવાતા એવા નહીં સાચા એવા ચાર પાંચ વિદ્વાનોને મેં સાંભળ્યા છે આ આ ટોપિક ઉપર ક્યારેક ક્યારેક બોલતા અને એમણે કંઈક ગ્રંથો લખ્યા હોય એને મેં પણ વાંચ્યા સંપ્રદાયના જ છે એ શું કહે છે ભક્તિ ને ઉપાસના પ્રારંભમાં જુદા છે છેવટે બંને એક થઈ જાય છે એટલે કોઈ ભેદ નથી લ્યો લ્યો દળી દળી ઢાંકણી બુધાર્યું પ્રારંભે ભેદ છે પછી કઈ ભેદ નથી મેં પેલા ન કહ્યું કે વિદ્વાનો તો આપણે હું એની આગળ આપણે હું એટલે આ મોટા માણસ મહાવિદ્વાન ભેદ નથી તો મારો બાપ આમાં કેમ કે ભેદ છે એક શબ્દ નાખ્યો ક્યાંય કે પછી પક્વ દશામાં એક થઈ જાય ના ના એવું હોય તો એ ન લખે ભાઈ પ્રારંભે સ્વામી ભેદ હોય છે પક્વ દશામાં ભેદ રહેતો નથી આ વચનામૃતમાં ક્યાં આવ્યો એક શબ્દ એક શબ્દ આવ્યો એવો આમાં ના આવ્યો તો કાંઈ નહીં બસો ને બાસઠમાં ક્યાંય આવ્યો કોઈ વાંચતા હોય પાઠ કરતા બોલો ક્યાંય એમ મહારાજ એક વર્ડ બોલ્યા હોય કે ભક્તિની ઉપાસના આખરે પક્વ દશામાં એક થઈ જાય છે ચાલો એક શબ્દ બતાવો હોય તો તો આવું ડાપણ હું કામ કરતા છે મને એ નથી સમજાતું આવું ડાપણ શું કામ કરતા છે જુનાગઢના કૃષ્ણ વલ્ભાચાર્ય થયા મહાવિદ્વાન સંસ્કૃત સ્વપ્નમાં જાગતામાં સ્ફૂરે એવા વિદ્વાન એમણે આ વચનામૃત ઉપર થ્રુ આઉટ ઇન ઇંગ્લિશ સંસ્કૃતમાં બ્રહ્મરસાયણ ભાષ્ય લખ્યું છે આ વચનામૃત ઉપર સંસ્કૃતમાં બ્રહ્મ રસાયણ ભાષ્ય ભાષ્ય નહીતર આમ એવું હોય કે સૂત્ર હોય અને એનું ભાષ્ય થાય આમણે ભાષ્યનું સૂત્ર કર્યું છે વચનામૃતને ચાર સૂત્રોમાં હમાવી દે આખું અને પછી પાછું એનું ભાષ્ય કરે મહાવિદ્વાન બ્રહ્મ રસાયણ નામ રાખ્યું છે પણ સાહેબ કોરી પંડિતાઈનું પ્રદર્શન થયું છે પંડિતાઈ બેનમુન જે અર્થો ખરેખર ખુલ્લા થવા જોઈએ એ થયા નથી ક્યાંક ક્યાંક તો જે મહારાજે કહ્યું છે એનાથી ઉલટા અર્થો થયા છે આ હું નામ એટલા માટે આપીને કહું છું કે ઘણા લોકો ભણતા હોય તો પછી બ્રહ્મ રસાયણ ભાષ્ય કૃષ્ણ વલ્ભાચાર્યનું ખોલીને નજર કરતા હોય અને એવું થયું છે સાહેબ કે એનું સીધે સીધું લઈ અને ગુજરાતી કરી નાખે તો અર્થનો અનર્થ થાય કે નહીં એટલે મારી કક્ષા પ્રમાણે હું આ ચેતવણી આપું છું કે તમે વાંચો એનો વાંધો નથી પણ સીધે સીધું અપનાવવા જેવું નથી બસ આટલું જ મારો કારણ છે બાકી મારે કઈ એમાં દ્વેષ નથી કે લેવા દેવા નથી મારે કઈ વિદ્વાન થઈ જવું નથી મને કોઈ કાશ્ય બોલાવવાનું નથી મને તમે નથી બોલાવતા તો એ કોણ કામ બોલાવે ના ના સાચી વાત છે ને જોઈતરમભાઈ પણ એ અર્થ નથી એવો કે ભાઈ ભક્તિની ઉપાસના પક્વ કાળમાં એક થઈ જાય છે એક થઈ જતો હોય તો ક્યાંક શબ્દ આવવો જોઈએ હું હંમેશા કહું છું કે આને અનુસરો તમારું ડાપણ ડખોળોમાં આને અનુસરો અને વિશ્વમંગલ મહોત્સવ થયો તો ત્યારે એક મહેમાન સ્વામીજી આવ્યા હતા સંપ્રદાયના જ હતા એમણે પ્રવચન કર્યું નિષ્કારણ પ્રશ્ન તો કાંઈ નહોતો આમ છતાં આ પ્રશ્ન ઉપર બોલ્યા હતા તો એમણે ત્યાં એમ કીધું જોજો કે ભક્તિને ઉપાસનાનો ભેદ નથી શ્રીજી મહારાજે ભેદ પાડ્યો ભલે પાડ્યો પણ ભેદ નથી હવે કોણ કહેવા જાય વેદાંતાચાર્યની ડિગ્રીઓ હોય ભેદ ભલે પાડ્યો પણ ભેદ છે નહીં કારણ કે પૂર્વ આચાર્યોએ કોઈએ ભેદ પાડ્યો નથી વાહ પૂર્વ આચાર્યો તમારો ઓથેન્ટિક અને આ સહજાનંદ સ્વામી ત્રણ છોગલા વાળો અનઓથેન્ટિક હાવ આર યુ સ્વયં શું બોલો છો તમે આપણે પહેલા કહી દીધું કે આચાર્ય શું કામ નો ધ્યાનમ અર્થ કર્યો છે અને જે જે જ્ઞાનીઓ થયા એમણે પણ શું કામ એનો અર્થ કર્યો છે અને ભગવાન સ્વામિનારાયણ એક વાત જો કે આવા શાસ્ત્રોમાં છુપાયેલા અર્થો વચનામૃતમાં એમણે ઘણી જગ્યાએ પ્રગટ કર્યા છે કે એનો અર્થ આ શ્રુતિનો આમ ને આમ કરવાનો છે નવા જ અર્થો આપ્યા છે અરે એવા અધૂરા અર્થોની પૂર્તિ કરવા અને એકાંતિક ધર્મની ખામીઓને દૂર કરી એક સંપૂર્ણ એકાંતિક ધર્મનું પ્રસ્થાપન કરવા માટે તો ભગવાન સ્વામિનારાયણનો અવતાર છે તો એને જે કર્યું એને તો પાછું ધોઈ નાખ્યું કે ના ના એવું તો કઈ છે નહીં અને ચૂંદડી આપણે આની ઓઢીએ પક્વ કાળમાં બંને એક થઈ જાય છે હા પક્વકાળમાં એક થઈ જાય છે એમ ચાલો હું એક્ઝામ્પલ આપું તમને કરી દો એક કરી દો ને સ્વામી રામતીર્થ થયા આપને સુનાય નામ હે સ્વામી રામતીર્થ પ્રેમાદ્વૈત કે આચાર્યો કે આચાર્ય પ્રેમ મૂર્તિ ભગવાન કૃષ્ણ માટે રુદન એટલે મારા બાપ એના ઘરનું આવો પ્રેમ લક્ષણાથી ભરેલો મહાપુરુષ ભગવાન કૃષ્ણને ચેલેન્જ કરી ગંગાના કિનારે બેઠો છું ત્રણ દિવસમાં આવી જઈશ અને કૂદીને પડી જઈશ મરી જઈશ આવવું પડ્યું અને ગંગામાં કૂદકો માર્યો ભગવાને એને થપાટ મારી બહાર કાઢી અને સામે પ્રગટ રહી ગયા વેણુ વાદન કરતા મુરલીધર શ્રી કૃષ્ણ દર્શન આપ્યા એ રામ તીર્થ એ એ નદીના તટમાં આળોટતા હોય પછી દર્શન માટે અરે યો કાલે બાદલ તું મંદ મંદ બરાશ अरे ओ काले बादल तू मंद मंद बरस जिसे वो यहां आ सके मेरा कृष्ण मेरे पास आ सके तो धीमा धीमा बरस अरे वो काले बादल तू मंद मंद बरस जिससे वो यहां आ सके और बाद में तू इतना बरस के वो कभी यहां से जा न सके આવી જાય પછી એટલું વર્ષ કઈ નીકળી જ ન શકે અને ચેલેન્જ કરતા એ મહાપુરુષ નદીના ગંગાના તટમાં ચોહાર આંસુએ રડતો રડતો જેને કપડાનું ભાન ન રહેતું એમ કેતા કે હે કૃષ્ણ હે મારા નાથ તને શું કહું તે ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ડાબા હાથે તેઓ ધારણ કર્યો અને એ વખતે સાત સાત દિવસ સુધી મુશલાધાર ઇન્દ્રિય વૃષ્ટિ કરી એ વૃષ્ટિ તો તે જોઈ છે મારા બાપ પણ એ વૃષ્ટિ મારી દ્રષ્ટિએ કાંઈ નથી તારે મુશલાધાર વૃષ્ટિ જોવી હોય ને તો એકવાર અહીંયા આવ રામતીર્થની આંખમાં મુશલાધાર વરસા મંડાણ અહીંયા આવ જોવું હોય તો આવો આવો રામતીર્થ પ્રેમ લક્ષણામાં ખામી છે પ્રેમ લક્ષણામાં ખામી છે હવે એના ગ્રંથો વાંચો પક્વમાં હરખું થઈ જાય છે ને મેં એના ગ્રંથો વાંચ્યા એમણે એમણે કીધું છે વર્ણન છે એમનું કે ભગવાન સદા સર્વદા નિરાકાર છે એની જે માન્યતા હોય પણ શ્રીજી મહારાજ જે મને તમે શીખવાડવા આવ્યા છે એ જે કે છે એમાં તો ભેદ રહ્યો ને પક્વ દશામાં થયું ચાલો બીજી વાત ગોપનાથના આત્માનંદ સ્વામી આઠો પહોર સમાધિ ઈચ્છે ત્યારે દેહ પડે હામે બેસાડો થોડા દિવસમાં તમને સમાધિષ્ઠ કરી નાખે ગયા રામાનંદ સ્વામી અને અને બેસાડ્યા સમાધિની કક્ષાએ પહોંચાડી દીધા ગુરુ મહારાજ એકલું તેજ જ દેખાય છે કહે ગુરુ સુણો બ્રહ્મચાર રે કૃષ્ણ તેજો મય નિરાકાર રે ભગવાનને કોઈ આકાર જ નથી મૂળ રૂપ નિરાકાર છે માટે તમે શું સાકાર સાકાર કરો છો કયા પક્વ થયું કયા એક થયું અલ્યા ભાઈ જ્ઞાન માર્ગે કે ભક્તિ માર્ગે બ્રહ્મચિંતન કરનારા ઘણા મહાપુરુષો થયા છે પરંતુ એવો આટલું તો માને જ છે જ્ઞાન માર્ગે હોય કે ભક્તિ માર્ગે હોય બ્રહ્મચિંતન કરનારા મહાપુરુષો થયા એમાં મોટા ભાગના આ તો માને છે કે એ ભગવાન એ બ્રહ્મ સર્વ કરતા છે સર્વનું કારણ છે સર્વ કર્મ ફળ પ્રદાતા છે એ સર્વ અવતાર ધારે છે એટલું તો સ્વીકારે છે પરંતુ એ સદા સર્વદા નિરાકાર છે આટલું છૂટી જાય છે બાકી આગલું તો માને જ છે એ છૂટી ન જાય એટલા માટે શ્રીજી મહારાજ આમ ચોખ્ખું તળ દઈને કરીને બતાવે છે કે ભગવાનના સ્વરૂપમાં સદા સર્વદા સાકારપણાની નિષ્ઠા એ જ ઉપાસના તો આ પાછા ડાપણ કરીને કીધી બધું એક છે તો તમે ઓલા બાપાએ જે કીધું એને તો ચોળીને પાછું પતાવી દીધું હેતુ હતો ને એની પાછળ કહેવાનો એને શું કામ આંતરડા તોડ્યા તો આ પાછા ભેળું કરી નાખે એટલે આ ડખો થાય છે એટલા માટે એને વિભાગ પાડ્યો ને એક જ શબ્દમાં ફિટ કરી દીધું કે ઉપાસના એટલે કોણ કે સાકાર નિષ્ઠા વાળો હોય ઉપાસના અને ત્યાં સુધી એમણે એ દોરને લઈ જવો છે કે એ બ્રહ્મરૂપ થાય તો પણ એ ઉપાસના જાય નહીં અક્ષર બ્રહ્માત્મક સાથે એકાત્મ થઈ જાય તો પણ ભગવાન સદા સાકાર છે એવી નિષ્ઠા ન જાય મહારાજ કે એ ઉપાસના વાળો છે સ્વામી મમ સાધર્મે માગતા થઈ જાય તો સ્વામી સેવક ભાવ ન ટળે એ ઉપાસના વાળો છે આ હેતુ સિદ્ધ કરવા માટે પેલો અર્થ ગ્રહણ કરીને વાસ્તવિક જે ભેદ છે એમ ભેદ દર્શા વાસ્તવિક ભેદ છે તમે જુઓ ભગવાનને સદા સર્વદા કરતા સર્વ કારણ સર્વ અવતારના અવતારી ને સદા સર્વદા સાકાર આવી રીતે જે જાણતો હોય અને એ સ્વરૂપમાં જેની સ્થિતિ થઈ હોય એનામાં પરિપક્વ પ્રેમ લક્ષણા ભક્તિ હોય હોય ને હોય જ એ તો તમે સ્વીકારો છો બરાબર પરંતુ પ્રેમ લક્ષણા ભક્તિ હોય અને એની ઉપાસનામાં કચાસ ન હોય એવું તમે ન કહી શકો આવડો મોટો ભેદને બતાવવા માટે મહારાજ સ્પષ્ટપણે કહે છે કે બંને વચ્ચે ભેદ છે એટલે કહ્યું કે ભક્તિ શું કે શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ સ્વામી આ નવ પ્રકારે સેવા એ ભક્તિ છે અને દસમી ભક્તિ માનો પ્રેમ લક્ષણા હોય તો ભક્તિ એટલે પ્રેમ રૂપા ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રેમ સ્વરૂપા ઉપાસના જ્ઞાન સ્વરૂપા ઉપાસના જ્ઞાન સ્વરૂપ છે બીજું સીધું સાધવો ઉપાસના એટલે ભગવાનની તરફ આંગળી ચીંધે ઉપાસના ભગવાનને દર્શાવે એ ઉપાસના ભક્તિ એટલે આપણને દર્શાવે આપણી ક્રિયાને દર્શાવે તમે શું કરો છો એને દર્શાવે તમારા પ્રેમને દર્શાવે તમારી અભિવ્યક્તિને દર્શાવે એ ભક્તિ ઉપાસના આમ આંગળી ચિંધે એ ઉપાસના આવો ચોખ્ખો સરસ મજાનો વિભાગ છે એટલે ભક્તિ પણ હાંસલ કરીએ અને ક્યાંય કોઈના એવા વાક્યો સાંભળવામાં આવે મહારાજે કહ્યું કે ગમે તેવા વેદાંતિના ગ્રંથો સાંભળવામાં આવે હા આવું બને છે ઘણા લોકો હવે રામાયણ સાંભળતા હોય આ હોય સાંભળતા હોય તો રામાયણમાં વાક્યો તો આવતા હોય એટલે પછી એવી ચોપાઈઓ મારી પાસે લઈ આવે મને કે આમાં જોવો જોઈએ આમાં મહારાજને કીધું છે આમાં આમ તુલસીદાસે લખ્યું છે કે ભગવાન નિરાકાર છે આ સ્થાપન કર્યું છે તો ક્યાં વાત આવી એટલે ચક્કર પડે છે એ વાત મને મળે છે કે આ આમાં તામ લખ્યું જ છે પણ મહારાજે કહ્યું છે વચનાવતમાં પણ કહ્યું છે કે એવું જ્યાં જ્યાં હોય ત્યાં પોતે વિચારે કે આમાં ભલે કહ્યું મને સમજાતું નહીં હોય પણ ભગવાન તો સદા સર્વદા સાકાર છે છે ને જો હું તમને એક સીધી વાત કહું તમારી પાસે ટીવી છે ને અહીંયા લઈ આવો લાવવું નથી અહીં લાવો ચાલુ કરો અત્યારે સમાચારનો ટાઈમ થયો હોય તમને ત્યાં સમાચારમાં માણસ વાંચતો રીડ કરતો દેખાય કે નહીં અહીં છે ક્યાંય દેખાય છે ને સાકાર છે ને એટલે આપણે કોઈને પૂછીએ આ સાકાર જ છે દેખાય છે ને સાકાર દેખાય છે સાકાર છે આ કેમ થયું તો કે નિરાકાર વ્યાપક છે કારણ કે તરંગોથી એ નિરાકાર થઈને આખા આખા ભૂલોકમાં વ્યાપ્યો છે ને રીડ કરનારો વેવ્સ થઈ ગયો છે પણ એવા તમે મશીન યંત્ર મૂક્યા ટ્રાન્ઝિસ્ટર એવા મૂક્યા કે એ વેવ્સને પકડીને પાછો આકાર નિર્માણ કર્યો એટલે નિરાકાર સર્વત્ર જે વ્યાપક હતો એ સાકાર થયો એટલે ભગવાન જે સર્વત્ર નિરાકાર વ્યાપક છે એ આવી રીતે સાકાર થાય છે તમને આ ટીવીમાં વાંધો નથી આવતો તો પછી ભગવાનમાં વાંધો શું આવે છે કે એ નિરાકારમાંથી સાકાર થાય છે <laughs> ચક્કર ચડે કે નહીં હા હું એમ કહું છું કે એ બહુ સાચી વાત છે પણ થોડું ટીવીને પૂર્ણ રીતે સમજી લ્યો એટલે અમારી વાત તમને ગળે ઉતરી જશે એ આ સાકાર આમ નિરાકાર વ્યાપક પણ એ દિલ્હીમાં સાકાર બેઠો છે તઈને દિલ્હીમાં નિરાકાર બેઠો છે દિલ્હીમાં સાકાર બેઠો છે એ સર્વત્ર વ્યાપક નિરાકાર થાય છે અને એ જ પાછો સાકાર પ્રગટ થાય છે અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણ સાકાર બેઠો છે એ સર્વ રીતે સર્વત્ર વ્યાપક થાય છે અને એને જ્યાં જરૂર પડે ત્યાં પાછો સાકાર થાય છે હવે આ તો દુનિયામાં છે ને તમે હું પછી નકામા આમ નામ કરી <laughs> શું બોલ્યા નહીં જબર બાપા ખોખારા ખાવ એટલે તુલસીદાસજીની ચોપાઈ લઈ આવે આમાં લખ્યું છે નિરાકાર પણ ભાઈ મેં કીધું હું એને તરત કહું એ ચોપાઈ કોણ બોલે છે એ તમે કયો તુલસીદાસજીની રામકથા ચાર જણા કહે છે શિવજી પણ કહે છે ભરદ્વાજી પણ કહે છે હે કાકભૂષણજી પણ કહે છે અને તુલસીદાસજી પોતે પોતાના મનને કહે છે ચાર જણાની કથા શ્રી રામચરિત માં ચાલે છે આ ચોપાઈ કે આ સોરઠો કે આ દોહો બોલે છે કોણ તો મને કે તો બોલે છે શિવ મેં કીધું શિવ બોલે ત્યારે આવું જ નિરૂપણ કરે કારણ કે જ્ઞાન માર્ગી છે કાક ભૂષણજી બોલતો હોય તો લઈ આવો અને તુલસીદાસજી બોલતો હોય લઈ આવો જાઓ કે એક પણ ચોપાઈ એવી આવતી હોય કે આમાં નિરાકાર તુલસીદાસજી બોલતો હોય તો લાવો રામ સ્વયં બોલતો હોય મેં તો અધ્યયન કર્યું છે ને હું ક્યાં એમને બોલું છું સાહેબ મને તો એનો વિરોધ છે ઘણા લોકો કહે રાખે છે કે વાલ્મીકી રામાયણ છે એમાં તો ભગવાનનું હ્યુમન બિંગ વર્ણન થયું છે માનવ રૂપે વર્ણન થયું છે એમાં ભગવાનનું કઈ સ્વરૂપ વર્ણન નથી થયું તો તુલસીદાસજીએ માનવ રામને ભગવાન રામ કરી દીધા છે હું એને એમ કહું છું કે ભાઈ મુહબ્બી મુરબ્બી શ્રી તમે ઇતના હી કરો તુમ સુંદરકાંડ કા પાઠ કરો મને એમ થાય કે આટલા બધા એના ઉપર તો કેટલાય લખાણા છે ગ્રંથો અને છતાંય આ લોકોના હાથમાં નહીં આવતો સુંદરકાંડની અંદર હનુમાનજી વર્ણન કરે છે અને વાલ્મીકીજી લખે છે રામના વિશે શું શબ્દો લખે છે એટલા જ પઢો ને હનુમાનજી સકલ બ્રહ્માંડનો ધણી બતાવે છે મેં તો પાઠ કર્યા છે તો હું કહું છું તમને તો સુંદરકાંડ જોઈ લો એમાં ક્યાં લખ્યું છે કે માણસ છે હનુમાનજી ચોખ્ખું કે છે કે ભાઈ એની એની એની દ્રષ્ટિથી સકલ જગત સર્જાય છે અને વિલીન થાય છે તું શું રાવણ સમજે તો એમાં હ્યુમન બિંગ થયું આવું કેમ નહીં મગજમાં હુજતું હોય બધા મગજમાં કોદળા ભર્યા છે ચોખ્ખું લખ્યું છે ભાઈ ના ખોટું હોય તો કયો એટલે એ વાત ગળે નથી ઉતરતી ભગવાન સ્વયં નારાયણ છે ભગવાન પુરુષોત્તમ છે અને આ જે જે બોલે પેલો એવો ને એવો વિરોધ ભાઈ ઢોલ ગવાર શુદ્ર પશુ નારી સકલ તાળન કે અધિકારી તુલસીદાસજી આવું લખાય જ કેમ હા છે ને વિવાદ તો કે ભાઈ સ્ત્રી હોય એને પીટાઈ શકે ઢોલ ગવાર શુદ્ર પશુ નારી સકલ તાડન કે અધિકારી તુલસીદાસજીથી આવું લખાય જીમ કે ઢોલ ને પીટો પશુ ને પીટો ગવાર ને પીટો નારી ને પીટો તો સરખા ચાલે આવું તુલસીદાસજી લખાય તુલસીદાસજી કોઈ પતા નહીં હે એ તો એસા નહીં હે માતૃશક્તિ કે અપમાન किया है એ છે ધર્મ ગ્રંથો को નહીં પડના ચાહે મોરચા લઈને નીકળે ને હમ સબ એક હે અરે બાપા તમે આગળ છો હા જાઓ દોડો પડો ડેમમાં આગળ હોય પેલા પડે ને આપણે નહીં પડ્યો અને ઉભા જાય પણ એ ચોપાઈ કોણ બોલે છે દરિયો બોલે છે દરિયો જયારે ભગવાન રામચંદ્રજીને સેતુ બાંધવાની પછી વિચારણા પહેલા એમને વિભીષણ સલાહ આપે છે કે પૂછ્યું રામે શું કરવું જોઈએ તો કે મહારાજ આ તમારા કુળગુરુ છે સાગરના વંશમાં આવે ને બધા એટલે તમારા કુલગુરુ થાય સાગર તો તમે એમ કરો કે પ્રાર્થના કરો દરિયો કંઈક રસ્તો બતાવજો ત્રણ દિવસના અનમાં રામે કર્યા હો ચટ્ટી પાથરીને આવ્યો જ નહીં દરિયો હવે આપણી પાસે એમ ભગવાને ક્યાંથી આવે તો તે દરિયો ન આવ્યો પછી ભગવાન કહેતો ધનુષ બાણ લાવો લક્ષ્મણ લાવ હમણાં સુખવી નાખ હદ હોય છે પછી શઠની પણ હદ હોય છે એક બૂંદ પાણી ન રહેવા દો લાવો ધનુષ બાણ લેવા લક્ષ્મણજી એકદમ ઉતાવળા દોડ્યા મહારાજ હું તો પહેલેથી કહેતો હતો આની પાસે કયા માથા જોડવા ને તમે પ્રભુ આમ મને તો આંખમાં આંસુ આવી ગયા હતા આલસી આલસી દેવ પુકારા આળસુ હોય ઈ આવું કરે આપણે આમ લાચારી કરવાની હોય મારો તમારો બાપ કોણ છે લેવો ધનુષ બાણ અને રામે ધનુષ લીધું આમ તીર મૂકીને પણ હજી આમ ખેંચાણી ત્યાં દરિયો સળગવા માંડ્યો અને જલચર બળ્યા એટલે દરિયો એકદમ મોતીડા મોતીડાનો થાળ ભરીને આવી હવે બાણ તો આમ ન હવે મરાય તો નહીં આવી ગયો એટલે એટલે ભગવાનને કીધું મહારાજ મારી ભૂલ થઈ ગઈ ને અમે જાડી બુદ્ધિ વાળા કહેવાય અમને કઈ ખબર પડે નહીં જાડી બુદ્ધિ તો કેવી ઢોલ ગવાર શુદ્ર પશુ નારી સકળ કે તાડન કે તે દરિયો બોલ્યો અમે આવા જાડા છે એટલે અમને મારવા પડે તો દરિયો પોતાની મનોવૃત્તિનું પ્રદર્શન કરે છે એ તુલસીદાસે લખ્યું છે રામ રામને ગાળ્યું રાવણ રામને ગાળ્યું દેતો હોય અને તુલસીદાસજી લખે એટલે હું તુલસીદાજી રામને ગાળ્યું દઈશ આટલું સાહિત્યકારો કેમ નહીં સમજતા હોય એ કોણ બોલે છે એની મનોવૃત્તિનું પ્રદર્શન કરાવે છે પણ આ લોકોનું કહેવાનું શું કે તમારે એવું લખાય જ નહીં ભાઈ એવું નથી આવા લોકો આવું બોલશે અને એ લોકો આવી રીતે દંડને પાત્ર પણ છે ધનુષબાણ લીધા સામે આવા છે તો દંડને પાત્ર પણ છે શાસ્ત્રને એ રીતે વાંચવું અને પછી દરિયો લઈ થઈ ગયો એટલે જ્યાં જ્યાં નિરાકારનું પ્રતિપાદન આવે તો પણ એ કયા સેન્સમાં છે એમ મહારાજ આપણને દોરી આપે છે અને ભક્તિની ઉપાસનાનો ભેદ સ્પષ્ટ પાડીને ઉપાસના એટલે ભગવાનને વિશે દ્રઢ સાકારપણાની નિષ્ઠા અને ભક્તિ એટલે ભગવાનને પ્રેમથી ભજો કે નવદાથી ભજો એ ભક્તિ છે આવું સરસ મજાની દ્રઢતા કરાવતું આ વચરામૃત છે એને આપણે જીવમાં પકડી રાખીએ અને એના શબ્દોને હંમેશા આપણે બળપૂર્વક ઝાંખીએ એવી અભ્યર્થના પ્રાર્થના સાથે વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજ